अवसर का स्मृति ऐसा है सत्संग ऐसी जगह है वहाँ कुछ मेरा तेरा कुछ ऐसा नहीं रहता हम्म, तभी आपको सही लाभ मिल सकता है લક્ષ્મીબા કેટલા આનંદમાં અહીંયા છે જો અને આજની ભાણી આનંદમાં આવી ગયા ના જરાક સમજણ સરખી થઈ જાય ને સમજણ સરખી થાય એ તો અત્યારે કેટલા હેરાન થાય છે અરે અમને એમ કે તમે નીકળી ગયા આવો આવો નહીં નહીં એ મળી જાઓ હા અમે કેટલા થયા પંચ્યાસી પંચ્યાસી છ્યાસી બેડ હજુ બરોબર છે જોયું છ્યાસી બેડ ભાઈ controlladina Malasia. O servizio così. દિલીપ આજે જમાવ ઓમ એટલે વ્યવસ્થિત સમજણ નથી પડતી બરાબર આપણે કાર્ય કાર્ય એના પર વાત કરીએ એના પર વાત કરીએ બહુ ગુડ છે વ્યવસ્થિત તને તો શું ભલે બધાને સમજણ પડે એવું નથી અને એટલા માટે જો મને આજ્ઞા સ્વરૂપે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ મળ્યું છે તો આજ્ઞા સ્વરૂપે આપણાથી અવધારાય એટલે દિલથી આપણે સ્વીકારાય સમજાયું સમજાય છે દિલથી સ્વીકારાય આજ્ઞા કરી આજ્ઞા એટલે શું કે આપણે મુક્તિ તો પામ્યા છીએ હમ પરંતુ આ આજ્ઞા અનુભવ જ્ઞાની પુરુષનો જે અનુભવ છે ને કે આ બ્રહ્મ કેમનું વિશ્વ કેમનું એ અનુભવનો અભાવ મૂકી દીધો એટલે આજ્ઞા આપી તમને એટલે જ્ઞાન તો મળ્યું આપણું દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ખુલ્લી થઈ ગઈ પરંતુ આપણે આપણા વ્યવહારમાંથી નીકળવાનું એ વ્યવહારમાંથી નીકળવા માટે કોઈ જાતના અને ઊંધું છતું અંદર ના ખાય એટલા માટે આજ્ઞા પકડી જ રાખવાની હું આજ્ઞા છે ગમે તે હોય હવે હું આ દીપ્તિબેનને કોઈ ક્રિયા એમના વ્યવહારની ક્રિયા મારા હાથમાં નથી હું નથી કરતી શું એ આગળ પહેલી અજ્ઞાનતાથી બનાઈ ગયું હતું એ હજુ નીકળી રહ્યું છે હવે સમજાય છે અને એના માટે આજ્ઞા આપી છે ઊંધું છતું ના થાય અને તમારે ફાઇલ અને જે સંસારનો હિસાબો છે ને ઋણાલોનમાં એ નિકાલ થાય અને જેમ નિકાલ થતો જાય તેમ તેમાં સમજાતું જશે તમને વ્યવસ્થિત છે પણ વ્યવસ્થિત ક્યારે કે તમારો સંભાવ નિકાલ થઈ જાય પછી એ તમને માફક આવે કે ના આવે એ નહીં જોવાનું પણ સમજવાનું પડશે છે વ્યવસ્થિત છે વ્યવસ્થિત સમજે ને દીપ્તિબેન કોઈને ગમતી નથી પણ અંદરથી શું બગાડ્યું નથી ગમતા નથી ગમતું રાખે છે પણ પછી થોડા વખત પછી સમજાશે તમને કંઈ કંઈ ભૂલ હશે અને એમ તો ના થાય આવું એ વ્યવસ્થિત આવ્યું એટલે બની ગયું પાસ્ટ હેપન થયું ને પછી એ રસની સમજણ ખુલ્લી થાય એકદમ નહીં થાય સમજે ને એટલે એ વ્યવસ્થિતનું જ્ઞાન આમ તો વ્યવહારમાં આગળ તમારા કર્મના ફળ આવવાના ને બધા અને એનો સ્વાદ આવશે ને બધા એ સ્વાદ કરાવશે આપણને એ સ્વાદની અસર નહીં પડે આપણને અસર નહીં આવે ધીમે ધીમે એકદમ નહીં થાય ખ્યાલ આવે છે અને ત્યારે વ્યવસ્થિત સમજાય વ્યવસ્થિત સમજાવીને અમુક અસરથી હિસાબ સરખા થોડા થોડો થતા જાય ધીમે ધીમે તેમ તેમ બે દ્રષ્ટિઓ જરા હરખી રહ્યા કરે જ્ઞાન તો મળી ગયું જ્ઞાનની દ્રષ્ટિ પણ પેલો વ્યવહાર ઉંચકવાનો રહ્યો ને ઊંચકવાનો એટલે ચોખ્ખો થાય તો અળવો થાય આપણા કર્મ આગળના અજ્ઞાન ભાવના છે ને એના લીધે ભારે છે વ્યવહાર એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું દીપ્તિબેન છું તમને જ્ઞાજ્ઞા પહેલી મૂકવી પડી કારણ કે પહેલાં આમ જ હતું આપણે હું હું દીપ્તિબેન છું એટલે હું કરીને ચલાવતા હતા હવે વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર વ્યવહાર કોને કે કે નાટકમાં આપણને જે ભાગ રોલ આવ્યો હોય ભજવવાનો એ ભજવે છે તમને વ્યવહાર કહેવાય પણ ક્યારે દ્રષ્ટિ છે એટલે નહીં તો નહીં દ્રષ્ટિ વગર ના હોય જ્ઞાન વગર એટલે જેને સ્વરૂપ જ્ઞાન છે આત્મજ્ઞાન છે એમના માટે જ આ વ્યવસ્થિત જ્ઞાન બીજા કોઈના માટે ના હોઈ શકે બોલાય પણ નહીં એ સમજવા માટે છે આજ્ઞા ધર્મ આખો સમજની અંદરથી પોતે પોતાનો હિસાબને પોતે શું લઈને આવ્યા છે એ બધું સમજી લેવા માટે છે સમજણ અને જે સમજવાનું છે ને એ જીભ પર લાવીએ તો સમજવાનું અટકી જાય સમજાય છે તમે અંદરથી સમજવાનું છે દિલમાં પોતાના પોતા માટે જો જીભ પર બોલવા જઈએ ને તો તકલીફ થઈ જાય હિસાબ ચોખ્ખો ના થાય હે અને બહાર વ્યવહારમાં દીપ્તિબેન નાટક તરીકે જે હિસાબ લઈને આવ્યા છે નાટકમાં જેવું ભાઈ એવું એવું રીતે રહેવાનું છે કોઈ તમને પચીસ ડોલર આપે તો યાદ રાખીએ કે આપણે અમારે આપણે જુઓ પંડિતે અમને રીતે આપ્યા હતા ને તો કોઈ તો ભેગા થઈને પ્રસંગ આવે ને હવે આપી દેવા જો બત કે બુડાપણ કરીને જો ઓછા આપો તેને લાગે જો મયા પછી આપને અલોંગ કરે છે તો જો વધારે આપ્યો તો વધારે ના આપીએ જેવો છે એવો જ રહેવા સુકયું જેવો છે જીવાત જેવો છે એવો નહી હવે બીજી બી હા કે તો કે મોરું કુછ જ નથી ના ઉગલો ઉડે આ કે બુછરાયા કરે આપડે અને ગુછમે તમને આપણો જ રહેવા ડાડા राकेश तुरंत सुनने राकेश जी सबके साथ स्वामी जी के साथ बैठो आप वो दिन दूसरे दिन आए नहीं थे हाँ कल में वो नहीं अभी अभी बाजू में बैठेंगे वहाँ जाके अब तो समझा लेंगे क्योंकि अभी हाँ अभी गुजराती में आपको तो भी समझना जरूरी है हाँ जाओ देखो क्या मेरा ध्यान से समझ लेना તમે સમજાયું તને બહુ ભૂલ આજ્ઞા છે બહુ ભૂલ આજ્ઞા છે આજે કોઈ કહે કે પ્રારંભમાં હશે તો થશે શું કે હા આખું આ આપણે ત્યાં ભારતમાં નથી બોલતા આ બધા અને આખી દુનિયા બીજા બધા ધર્મો નથી કહેતા હમ કોઈ ફેટ કહે છે કોઈ દ્રષ્ટિની કહે છે સમજાયું કે નહીં જાત જાતનું શું વાત કરું છું બહુ કહેતા સાહેબ મારા સાહેબ નથી આ મારા સાહેબે મને હું પીએલએન માં છું બદલી ગઈ બદલાઈ ગઈ આપણે કેટીમ રહેતા હતા પહેલા દીકરો એક મોટેલ માં છે નાસામાં લીધું લીધેલી જ હતી ને આપણે અચ્છા અચ્છા કેટલા વખત મળી રહ્યા ગીતાબેન એટલે આવું છે બેન એટલે પ્રારંભ બોલે પણ કોઈ સમજે નહીં ને એટલે કરે શું પ્રારંભ બોલે ચાલે કરવું જ પડશે બોલે બધા પ્રારંભ બોલે બેસી થોડું રહેવાય છે સમજે કરવું પડશે કરે છે તારે એને જે ધાર્યું હોય છે થતું નથી નું તમને લાગે છે એટલે ઇંગ્લિશમાં કહે છે કે man proposes human being proposes and God disposes ગોડને આવો એમને આરોપ કરે છે ગોડ એના દુઃખો આવે છે બધા ગોડ શું કામ ડિસ્પોઝ કરે તમને એ ધંધો છે કે આપણું કર્મ કર્મફળ છે એટલે પ્રારંભ અને પુરુષાર્થ જે આખા આપણે હિન્દુસ્તાનમાં ચાલે છે ને અને બધે ચાલે પૂરું બધું એ બહુ કોઈ સમજી શકતું નથી જો એટલે કે કોઈને જ્ઞાન ના હોય દ્રષ્ટિ નથી એને આ વ્યવસ્થિત શબ્દથી વાણીથી બોલાવીને કહેવાય પણ નહીં જો કરો તો બહુ મોટા તમે જવાબદાર બનશો ને સામે એની સમજ ચાલશે તો જવાબદારી આવશે ને એને તો આવવાની જ બોલાય એ ના એ તો સ્વરૂપ જ્ઞાન હોય તો જ હોય બાકી ના હોય સ્વરૂપ જ્ઞાન છે તો બધા બધા એમ થાય કે આમ છે તેમ છે પછી તો શું થાય માસ્ટર એક છે કંઈકનું એક બરોબર એમ જોયું બેન તમે બધું પૂછતા જજો તો બધું નહીં કરશે અમારી ફરજ છે તમે જે પૂછો તે અમે એમ નથી કહેતા કે અમે અમે જે તમને સમજાવીશું તે મારું સાચું જ છે એમ ના બોલી શકીએ પણ ના સમજણ પડે ત્યાંથી પૂછપૂછ કર્યા કરું શું કહ્યું તમે વ્યવસ્થિતનો થોડો અહીંયા જ એમાં દીપ્તિબેને પૂછ્યું કે વ્યવસ્થિત જરા વધારે સમજવું છે એને થોડી વાત કરી હમણાં શરૂ કર્યું આપણે તો વ્યવસ્થિત એટલે શું ભાઈ ભરતભાઈ એમાં પાંચ કારણો છે અને એમાં આજનું ભવ છે ને આપણે આશ્વાસોથી જે છે ને એક કારણ છે હમ પણ બાકીના જે કારણ છે ને આ દુનિયાને ચલાવનારા અને બધા આપણા મનુષ્યોને ચલાવનારા એક જ કારણ છે આખું કયું આપણા અજ્ઞાન ભરાઈ ગયેલા એ અને બધાના અજ્ઞાન ભરાઈ ગયેલા તો એ પ્રમાણે ચલા એને પોતાને ચલાવવું નથી પડતું આપણે એને જોડેલા છે તો આપણે જ આપણે એના એના એના એના કરાયેલા નાચીએ છીએ જેમ કટપુટલી જાતે નથી નાચતી નાચે છે તો આપણને એવું પણ કર્કપુટ રચના જ આવે છે એ આપણું પોતાનું અજ્ઞાન ભાવ આગળના એ મો કહેવાય એને હું ભરત એ મોહ આગળનો હતો ને હજુ જે સ્ટોકમાં પડ્યો છે એનો વ્યવહાર છે ને એટલે તને થાય કહીને એનો સંભાવ નિકાલ કરવાનો એ મોહ આખો નીકળવો જોઈએ એને ચારિત્ર મોહ કહ્યું શું કહ્યું ચારિત્ર મોહ અને સામાન્યપણે આપણે વ્યવહારમાં શું ચારિત્ર મોહ સમજીએ છીએ કે બહાર સમાજમાં સામાજિક રીતે રહીએ વ્યવસ્થિત એટલે બહારનો કાર્યક્રમ એવી રીતે કોઈ ભૂલમાં નહીં પકડાવો આ ચોખ્ખા લેવો એવી રીતનું એ ખોટું નથી લૌકિક બરોબર છે પરંતુ એમાં તો સમાજ જ સંભાળશે સમાજના કાયદા તમને છોડશે નહીં તમને જરા કામ એટલે બધા એમ કરે કે આપણે પકડીએ નહીં કોઈ જગ્યાએ સમજાય છે તમને ખ્યાલ આવે પરંતુ અસર મોહ કાર્યક્રમો કોને કહેવાય એ અલૌકિક ભાષાનો ભગવાનની ભાષાનો એ અંતરનો છે કેવો અંતરથી જીવાય અને જીવતા જીવતા આપણે ફાઇલોનો સંભાવ નિકાલ થાય અને વ્યવસ્થિતની આજ્ઞાને આપણે સિન્સિયરલી ઓનેસ્ટલી આજ્ઞા પ્રમાણે જીવીએ એટલે કોઈ પકડનારે મારી કે આ જો મેં કહ્યું કેવું સારું થયું હે મેં આટલું બધું કર્યું તો એ મને ઊંધું થયું કેવું હતું મારું મારા ગ્રહ ખોટા હશે ને આવું બધું કરે જાત જાતના માણસ કરી શકે સમજાય છે થવું થાય છે ભાઈ અને વ્યવસ્થિત શક્તિ જય સચિદાન સાહેબ ઓળખાણ પાડ્યું વ્યવસ્થિત શક્તિ એ ચાર ફેડરલ કોઝીસ એટલે સારા વિશ્વને અને દરેક વ્યક્તિને ચલાવનારા એવા કારણો છે તે વ્યક્તિગત છે શું કહ્યું એ સામૂહિક નથી એ સામાજિક પણ નથી પરંતુ જે વ્યક્તિ સમાજમાં જ્યાં જ્યાં પોતપોતાના સંબંધોથી ફેલાયેલી છે એના માટે બધી રીતે જ હોય આ કટપુટલી નચાવે છે તો સીતાનો રોલાયો તો સીતાને એની રીતે નચાવે ને તો સીતાનો વ્યવહાર કેટલો હતો નાનો હતો રામનો હોય તો રામનો નચાવે ના સમજ્યું હા પણ જો રામ કે એમને એવું થાય કે હું દશરથનો આ પુત્ર અને અમે તો રઘુવંશી કહેવાય અમે વચન પાડીએ જ એવું બધું રે તો પછી રામાયણ થયા વગર જ નહીં ને પણ એમ નહીં તો અવતારી પુરુષ હતા ને સમજાય છે અને પોતાનું આગળનું લઈને આવેલા છે એટલે એ મુક્તિ પામી ગયા હતા રામની જોડે હનુમાનજી હતા તે તો એમને મળ્યા સીતાજી ઓળખતા ઓળખવા જતા રસ્તામાં મળ્યા પરંતુ મળ્યા એટલે તો એ આગળથી આવેલા અને રામ રામ ફરતા હતા આમ કર્યા કરતા આમ કર્યા કર્યો અને ભગવાનને તો કીડીને પગે ઝાંઝર બાંધ્યા હોય ને એનો બધો સાંભળી જાય એવું ખબર પડી કીડીને પગે ઝાંઝર કેવડું મોટું હોય આથી આથી પગ જેવું ભગવાનને એટલે આપણામાં કહે છે ને કોઈ તુલસી કોઈ બોલ્યા છે રામ જરૂર કે બૈઠ કે સબરા સબકમ ઉતરા જેની જેવી ભાવના શું છે એમાં રામ શું કરે વાત સમજાય છે આવું છે એટલે વ્યવસ્થિત શક્તિ બહુ ઘણી છે દરેકે પોતે જ પોતાની રીતે સમજી એ તો આજ્ઞા જેની પચેલી છે જેમનો અનુભવ છે એ તમને આપે જ તમારા હાથમાં ખરી રીતે અપાય જ નહીં કોઈ આખા કાર ચક્રમાં ક્યારેય નથી અપાઈ આ તો આશ્ચર્ય કાર આવ્યો આટલા બધા સુખના સાધનો છતાં ભયંકર બિહામણો પણ કોઈને બોલી ના શકે કોઈ કોઈ કોઈને વાત નહીં કરી શકે સમજે ને આ આટલું સારું છે અહીંયા સરકાર લોકોના જીવનમાં દખલ કરતી નથી જ્યાં સુધી લોકો સરકારના કાયદાને માન્ય રાખે છે તો બસ સારી રીતે જીવે છે તમારે જોઈ રહ્યા છીએ આપણે જરાક આમ તમ થવા ને પાછા તને પાર શીખવાડીએ તો પાર શીખવાડવા લઈ જઈશ પાછા <laughs> બિચારા જો અનુભવ એમાં ના થાય માર ખાઈ જાય ને જિંદગી ખલાસ થઈ જાય આપણે જોઈએ છીએ બધા સમજાય છે આવી વાત છે એટલે સામે લૌકિક જુદું છે અલૌકિક એ આજ્ઞા આપી છે એટલે દરેકને આપણે પસ્તી જાય અમને પછી તરત આ વાત કરીએ તમને હું અમે જવાબદારી મોક્ષે મારે જવું પણ જવાબદારી હું કમ કોઈ લઉં પણ અમે લેવી જ પડે અમારે છૂટકો નહીં હમ અમારો મોક્ષ થઈ ગયો અને બીજા માટે જવાબદાર તો મારી પાસે આવ્યો તો પછી એની જવાબદારી મારી છે એટલે અમે કહીએ છીએ ખરા કે પહેલો તમારો પહેલો મોક્ષ પછી મારો થશે હા આ શબ્દો નથી ખરા ઠાલા શબ્દો નો યાર એની પાસે બળ છે તો સમજે પરંતુ તમારે પાંચ આજ્ઞા પ્રમાણે જીવન બતાવી દેવાનો સમય કાઢી નાખવાનો શું કહ્યું બોલો એના માટે જીવીએ છીએ ભલા ભરતભાઈ હે સમય કાઢવાનું કામ કાઢવા માટે નથી જીવતા આપણે તો પછી પસાર કરો પણ પાંચ આજ્ઞા પ્રમાણે દીપ્તિબેન ના સમજી ઘરમાં રહેવાનું તને કોઈ મારતું નથી કશું નથી આ એ પેલા શબ્દોના ઘણા વાગ્યા કર્યા છે કોઈને અને આપણો કોઈને વાગે છે કોઈનું આપણને વાગ્યા છે એટલું થાય છે એ તો બનવું શું કરે તો જગત એના પર રચેલું છે સમજાય છે એ શબ્દ છે નાની પુરુષો શબ્દ બધા જોડે કોઈ દિવસ ગમે તેવું એમને એમનું માનતો ના હોય એમનો હમવર્યો થાય તો એને તોડે નહીં બે સંબંધો જોડી આપે વાત સમજાય છે અને એ જ આપણને મળ્યું છે બીજું કશું નથી મળ્યું પણ એ તોડવાનું જોડવાનું કામ હાથથી ને પગથી ના થાય એ અમારા અનુભવથી એ બધી સિદ્ધ અંદરથી થાય એને તમને જ થતું જાય ધીમે ધીમે ધીમે ધીમે થાય ના થાય તો મૌન થઈ પાછી બેસી જશો એ તમે કરી શકો છો સમજે ધીમે રહીને મેં તમે કહ્યું નાટકની કળા કરવાની થોડી ઘણી <laughs> મારું સરખી ગમે તે બહારનું કાઢ્યું હમ કે ભાઈ એકદમ આખી આવ્યું છે હું આવું છું આમ આશ્રમમાં ગમે ત્યાં જઈને પાછું પૂછી દેવાનું પછી તાજા થઈને આવવાનું જો ચર્ચિલ હતો ને તે પહેલો એને પ્રાઇમ મિનિસ્ટરનું કહ્યું છે અરે અને તો આપણે પેલા કડિયા કામ કરનારાનો દીકરો હતો તમે જાણો છો ચર્ચિલ કડિયા કામ કે છે ને ઈટ શિવનાનું કરે છે એનો દીકરો હતો જો ને એને ભાગ આવ્યું તે પશુ છૂટી ગયો આ પછી ગમે તેમ કરીને એ કરીને પછી ઘેરે ગયો અરીસા આગળ ઊભો રહીને સામે બધા પાર્લામેન્ટ ભરે છે બધા ધમાધમ કરવા માંડી થોડે થોડા એવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો એને ડી ફોર વિક્ટરી આપી દીધું બધા આખી દુનિયા તારા સમજાય છે પણ કહે છે કે હિન્દુસ્તાન છે એનું મારું માન્યું નહીં એ લોકોએ પણ એક એને સાચી ખબર છે જાણતા શું હતા ચર્ચિલ સાહેબ જાણતા હતા એટલી સાહેબે આપણને છૂટા કર્યા બધા એમની કલચોમાંથી હમ બધું મૂક્યું પણ કહે છે માઉન્ટ બેટનને એવું બધું જાણો છો ને તમે લોર્ડ માઉન્ટ બેટન આપણને આઝાદી આપવા આવ્યા બધા તે એને એવું હોશિયાર હતા ને અને એના અહીંથી કાનમાં ફૂંક મારીને મોકલાયા હતા એ ચર્ચિત કે ભારતમાં તમે બે જણથી અને એક આવી છે ને એની જોડે બે પશ્ચાત બધું પતાવી દેજો અને બીજા છે ને એનાથી ચેતીને ચાલજો શું કહ્યું કાનમાં ફૂંક મારી હતી તો બીજા કોણ ખબર છે કરમ સરદાર પટેલ અને પહેલા કોણ ખબર છે નહેરુ સાહેબ તો કામે થયું નહેરુ થયું કે નહીં અને બારડોલી વાળા સરદાર પૂછતા પૂછે છે કરમ સાહેબ પૂછતું જ નથી એમને એટલે આવું હોય ઘરમાં તો આવું જોઈએ બધું સુરત વાળા દાદાને કેવા બધા પકડી ગયા ચરોતરમાં હતા તો જોયું તો મજા કરે છે બધા કેટલી કૃપા ઉતરી છે દાદાની દિલીપ ચરોતરમાંથી આ થઈ ગયા છે બધા જ હે વેસ્ટમાં જોઈએ ઈસ્ટમાં જોઈએ બધું જોઈએ જ છે ને આપણે એટલે આવી વાત છે બને એ સંસાર બધામાં જ હોય એમાં કોઈ સાચો ખોટો જોવાય નહીં આપણાથી ગૌરવભાઈ સમજાય છે ને આવું જ હોય એ તો સંસાર નહીં તો અને વચમાં નારદજી એટલે શું સમજો છો <laughs> એ તો સંસારમાં હોવાના જ એ તો બધે અને એને દુભાષિયા ને આવા બધા કે છે અને ચૌદશિયા તો ખબર જ હશે તમને આ બાજુ બી લે આ બાજુ લે મજા કરે કોઈ કશું ના બનતા હોય ને સ્મશાન લઈ જવાનું અમે તૈયાર છીએ બોલાવી લેજો જાય અને પછી એના માટે કોઈ જલેબી બધું લાવ્યા હોય ને એમાં જાઓ આવે અહીંયા આપી દઈશું અને ત્યાં આપણે ત્યાં કરતા જલેબી મજા ઉડાવતા <laughs> એમને દિશા ના હોય આપણે ઉત્તર પૂર્વ પૂર્વ પશ્ચિમ હોય પણ એમને ના હોય એટલે બધા ના કહેવાય અમારથી કેવા છે આવો સંસાર છે ભાઈ એટલે સંસારમાં આપણને જ્ઞાન મળ્યું અને અજ્ઞાનથી છુટકારો થયો શું કહ્યું અજ્ઞાનથી છુટકારો કર્યો એને જ્ઞાન મળ્યું અને સ્વરૂપનું જ્ઞાન પોતે પોતે હું છું તે એનો સ્વાદ આવ્યો અનુભવ થયો બધું થયું છે અને પાંચ આજ્ઞા એ પાંચ આજ્ઞામાં દીપ્તિબેન અઘરી લાગે ખરી પરંતુ એવી અઘરી છે કે તું વાક્ય બધું બોલું છું વ્યવહાર દ્રષ્ટિનો દીપ્તિબેન છું નિશ્ચિત દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું બરાબર છે પણ એ રાખવું તો પડશે ને જો નાનેથી મોટા છે બબલી આઈ બબલી આઈ કે પછી બબલી આઈ પછી કોઈ ગમે ને એવું તો પછી નામ આપે એટલે દીપ્તિ નામ પાડવા પડે એટલે પછી દીપ્તિ દીપ્તિ દીપ્તિ બોલે ને બધા બોલવા લાગે ચોગરધમથી તે પછી એ તો પાસ કઈથી આવા સ્વર આવે છે પછી પોતે દીપ્તિક થઈ જાય અને આખી જિંદગી ચાલુ પડે નામ એક તો ઉછીનું ખરું પછી ચાલવું પડે મજા કરે પાછા ભરતભાઈ નામ ઉછીનું ફોઈ આપ્યું હતું કોને આપ્યું હતું ફોઈ પૈસા લે ખબર છે અરે આપે ને મારા પૈસા લાવો પછી હું આપીશ નામ એટલે આ બધું સમજ નથી એટલે આપણે સમર્પણ વિધિ થાય છે ને આપણી હું મન વચન કાયા કનુભાઈ કનુભાઈના નામની સર્વ માયા કનુભાઈના ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મ શું કહ્યું કનુભાઈ હું કનુભાઈ કનુભાઈના મન માણીને કાયા કનુભાઈના નામ અને નામની માયા કનુભાઈના ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને નો કર્મ આપને સદગુરુદેવને સમર્પણ કરું છું આ સમર્પણ ક્યાં થાય સ્વીકારનાર હોવા જોઈએ મારે સમજાઈશ મારે હા જવાબદારી લેનાર હોવા જોઈએ પણ નથી હોતા એટલે મંદિરોમાં જવું પડે છે હમ બીજા સાધન લેવા પડે છે પણ એ કેવું એટલું એ પરોક્ષ થઈ જાય દરેકનું જેનું જેનું બધું હોય ચાલ્યા કરે તો બધું નથી હા उसमें दादा बेचारा क्या करे दादा का कोई गुनाह है ऐसा अच्छा हो सकता है ये भाग भाग की प्रकृति अब तुलसीदास ની શું લાઈનો છે हाँ? છે ને જલ્દી इस दुनिया में कितने लोग वगैरह बात बात के लोग बात बोलो सब नहीं नहीं खबर। इसलिए, हाँ? એટલે બધાના આ તુંડ હોય છે તુંડ પણ એમાં મિજાજી પણ ના ચાલે નહીં તો આ સમાજ તમને રક્ષા કરી દેશે હા મતી મતી કેટલું બધું શું મને એમાં કહ્યું તુંડે તુંડે મતી તુંડા તુંડે તુંડે આ તુંડ કહેવાય આપણું તુંડે તબલું શું કે ના ના એ નહીં પેલું હોય છે તુંબડું હા તુંબડું તુંબડું તુંબડું પૂળાનું વજન મોટું અંદરથી હું કઈ દીધું પૂરું તુંડે તુંડે પણ આપણે બધું ભરી લાયા છે અંદર તુંબડું સમજાવતા હતા ને વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ સમજાવતા હતા એવું કીધું કે હોઠે આવે હોઠે આપણે કંઈક બોલીએ બોલી દઈએ છીએ અંદરનું આપણું ગોઠવાય આપણને આજ્ઞા મળી હોય ને એ ઓઠ ઉપર આવે તો પછી દિલમાં એ નહીં હચવી શકાય અમે એ પ્રકારે કર્યું એ વ્યવસ્થિત આવી ગઈ ને આજ્ઞા જે દિલથી સમજવાની એ પ્રમાણે જીવવાનું છે તે મોઢા પર કોઈ વાતો કરતા લાવીએ ને તો દિલમાં ઓછી એટલી બ્લોક થઈ જશે એટલું અને આપણો અમૂલ્ય શ્વાસ છે ને એટલો નકામો જતો રહેશે સમય જ નકામો બધું નકામું જશે એમાં કોઈ કોઈ તમારું કશું નથી કરતું તમે કાચા પડ્યા કોઈ આ દુનિયામાં કોઈને કોઈની શક્તિ નથી કોઈ કોઈને આમ કરે કાચા પાડ નથી એ પણ પોતપોતાનું છે નહીં સમજાયું આ તમારા મન વચન કે તમારો રસ્તો નામ આપી દેવા પણ ઘરમાં રહ્યા છો લગ્ન કર્યા છે જોડે રહ્યા છો તો એને સંભાળવું જ પડે છૂટકો છે એ તો સમાજે ના પાડે છે ના સંભાળી જો જોઈએ છે કેવા <laughs> સમાજ કોઈને છોડે એવું નથી કારણ કે માનવ મનુષ્યનો કાયદા છે અને સમાજની વ્યવસ્થા છે બધી આખી એ તો રહેવાની જ છે એમાં કોઈ ખોટું નથી પરંતુ અહીંયા અલૌકિક જ્ઞાન પહેરાવ આપણે અલૌકિક જ્ઞાન પહેર્યા છે શું વરસાદ પણ બરોબર મમ્મી આવી ગયા તમે બનતો સમજો ભાઈ કે નહીં સમજાયું એટલે જે અંદર દિલમાં સમજીને જીવવાનું છે એ મોડે ના લવાય એટલે કે મોડે લવાય નહીં એટલે કે બહાર મોડે બોલાવવાની વાતો કેવી દુનિયા બધી ચાલે છે એ પ્રકારની હોય એટલે એના પ્રમાણે ચાલવું પડે આપણે હવે આપણે તો આત્મજ્ઞાન પામવાનું સ્વરૂપ જ્ઞાન હું હું છું શુદ્ધાત્મા છું અને મારી જોડે પડોશી છે એની જોડે મારે હેપી જવું પડશે મારી જોડે તો પડોશી જ મારાથી દુઃખ દુઃખી પામે એવું જેવું થવું આજ્ઞા પાડતા પાડતા આવી ભૂલ થાય તો તો પછી એનાથી બીજું પણ સુખી થશે થઈ શકે તો પહેલો આપણે આપણને સુખી કરવાના છે અઘરું લાગે છે ધીમે ધીમે આવે એકદમ ધીમે ના આવે આપણે આ સમજ એટલે આ કરવું એટલે પણ આ તો અમારો અનુભવની સમજ આપીએ છીએ તમને એવું ઘરે કે એવું અનુભવ જ પડશે એવું નહીં આપણે દુકાન મળી તો જવાબદારી આપણી કે પછી પૈસા આપ્યા આપણને મળ્યા આપણી દુકાન મળી એની એની જવાબદારી તો બધી ડબલ થઈ ગઈ આપણે તો આ ચલાવવાની એક અને પછી એને પૈસા પાછા આપવાના હ અને એ તો બહુ કડક હોય તો મુશ્કેલી થઈ જાય એ પેલું વ્યવસ્થિત શક્તિ છે કર્મ ફળ છે સત્તા છે છોડશે નહીં કોઈને એ કરતી કશું નથી પરંતુ ચલાવે છે આ પુતળીઓને આપણા કર્મફળ હિસાબે જેવા જેવા કર્મ જે પ્રમાણે આવે ને એ ચાર પ્રકારના ભેગા થાય ને કારણો ત્યારે કર્મ થાય એમ એમ ખોટ વિચાર આવવાનો ઘણી વખત સાચા સારા વિચાર આવે ઘણી વખત બુરા વિચાર વિચિત્ર આવે ચિત્ર બધા જાતના હોય પરંતુ જ્યારે જે વિચાર આવવાનો તે જ વખતે આપણી પ્રકૃતિ એ કર્મથી કરંટ આવે ને આપણો અજ્ઞાનનો કરંટ એટલે આપણું મન મન ચાલે ચાલે એટલે વિચાર કરતું ચાલે વિચાર આવે ફૂરે કોઠીમાંથી દારૂ ફૂટે ને એવું ફૂટ્યા કરે સમજાય ને તે કોઈ સુરસુરી થઈ જાય કોઈ પાવડો ફૂલે ફૂટે એવું ના દારૂ ખારું ફૂડે ને અહીંયા નથી ફોડાવતો એ પણ ફોડવા અમારે ઇન્ડિયામાં ખોડાવતા હતા અમારે તો પછી ટીકડીઓ નાની નાની પેલી કઈ શું કહેતા હતી નાની ટોટીઓ લીલુમાં આવતી હતી અને પછી અમે શું કરીએ આમ ફોડીને મોટો કરતા કરી તો જુઓ તમે સમજાય છે આપણું દારૂ જ છે આ નર્યું નર્યું દારૂ કરવું આપણે બહાર જોઈએ અને બીજું જોઈએ એના કરતાં આપણે જ આપણું કામ ના જોઈએ અને પ્રેક્ટિસ પાડવી પડશે નિરાતે બેઠા હોય ને પ્રેક્ટિસ પાડવી પડશે વાહ ભરતભાઈ દીપ્તિબેન કહેવો પડે તમારો ગહટ આમ તેમ ધીમે ધીમે કરીએ ને એટલે પછી આપણે હલકા પડે થઈ જાય ખુલ્લા થઈ ગયા ને આપણે એની આગળ એ બધું એટલે આપણું ઢોકેલું ટાકેલું રાખીએ છીએ એની આ બધી મુશ્કેલી છે બધી અંદરથી હા બહાર કોઈને નહીં કહેવાય બહાર તો કોઈ સત્તા પુરુષો નહીં કરે ચલાવી નહીં લે ખ્યાલ આવે ને એમ એ લોકોનો વાંક કોઈનો વાંક નથી આપણો વાંકથી આપણે બધા છીએ શું કહ્યું આપણા વાંકથી છીએ એનું બધું છતાં એ સંબંધમાં આવ્યા ઘર બન્યું સંસાર થયો બધું થયું કુટુંબ આ બધું થયું થયું પણ આપણા ઘરના છે એટલાને સંભાળવાના બીજું નથી તમારે સમજે ઘરના કેટલા ચાર પાંચ હોય એ તો કંઈ બહુ મોટી વાત છે એના માટે આખું જિંદગી આપણે ખલાસ કરી નાખીએ છીએ અને બહાર જે ફરવાની ટેવ હતી ને જોઈએ છે એનો અમને થઈ જાય છે તમે જોજો સંસારમાં પણ પોતાનું ઘર કોઈને બગડવા નહીં દે બરાબર તમને ખ્યાલ છે એવો જો ઝીણવટથી જુઓ તો સમજાશે અને અમુક પાકા લોકો સમજી જ જાય છે પોતે ચૂકાઈ નહીં રહે ખરી કરીને ખસી જાય સંસારમાં તો બધું ચાલે અહીંયા શું પણ આપણે ભારતવાસીઓ છે ને બધામાં આવું ચાલ્યા કરે આ લોકોમાં તો કોઈ ચલાવી જ ના લે ફાંકી જ ના લે દોરિયા બધા કાઢિયા બધા કોઈ ચલાવે ચલાવે આવી બને આપણું તો એટલે આપણા કસાઈ વાળો દેશ છે એટલે કેવો અને આપણે કસાયથી મુક્ત થયા જરૂર પરંતુ અજ્ઞાન ભાવ આપણા વ્યવસ્થિત શક્તિમાં પુરાયેલા હતા એ એનાથી આપણી દુકાન મંડાઈ ગઈ હતી અને મંડાઈ ગયેલી દુકાન ખાલી કરવા માટે જન્મવું પડે અને જન્મવું પડે એટલે જેનું આયુષ્ય એ બધું કર્મનો હિસાબ હોય એ પ્રમાણે જ આવે મા બાપ આવે ભાઈ બહેન બધું આવે પતિ એ બધા જ આવે એટલે બહેનને પતિ ખોરવા જવું જ ના પડે આવ્યો જ હોય પણ એનો ટાઈમ આપવો જોઈએ ટાઈમમાં આપણે પછી આ વ્યવહારને સમાજનું બધું બધું ધ્યાન બધું અંદર થશે જ હોય ને એના પ્રમાણે લેવા જઈએ આવું તો આજના છોકરા શું કહેશે મમ્મી તું ચિંતા ના કરીશ બધું સરી જશે બીજું ઝૂકો એમાં બધા જ આવું કહેશે જોજો એ લોકોને કશું નથી થતું પણ આપણે આપણા જૂના જમાનાનું બધું થઈ જાય છે બધા છોડતું નથી બાકી એ જીવી જાય સારી રીતે જીવે છે સમજ્યું ને એ સંસ્કાર નથી ગયા એવું છે દાદાજી જે કારકતાની વાત કરી ને આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હા કે ચાર ચાર છે ને એ ફેડરલ કોઝિસ સામુદાયિક કારણો છે આપણા જ્ઞાનના એ કારણો મારે મનમાં વિચાર થવાને બુદ્ધિ મને કેવી રીતે સલાહ આપે મારા શરીરનો અહંકાર મને શું કરે કે કે આમ સમજાય ને મારું શરીરનું ચિત્ત ક્યાં ભટકે આંખો શું કામ કરે કાન શું કામ કરે નાક કાન બધું સમજે નાક છે પગ છે ખ્યાલ આવ્યો એમાં એ જ્યારે જે બનવાનું હોય ને આપણા માટે તે ક્ષણે ક્ષણે એ દ્રવ્ય એટલે કે જો આપણે અંદરથી આપણે દુઃખી દુઃખીતા બનવું તો આપણું શરીરનું દ્રવ્ય આવી જાય કોઈથી આપણે અપમાન થઈએ કે કંઈનું થવાનું હોય તો એ એ દ્રવ્ય આના કારણે અંદર કારણ પડ્યું છે ત્યારે પેલું ભેગું થયું એની આપણે એવી સત્તા નથી કે જાતે ભેગું થઈ શકે એટલે દ્રવ્ય એને કહ્યું અને પછી ક્ષેત્ર કહ્યું જો કોઈને જોડેના હિસાબ હોય તો ક્ષેત્ર હોય ઘરમાં હોય તો ઘરનો હોય બારમાં હોય બહારનો હોય વેપારમાં વેપારનો જ્યાં જઈએ ત્યાં ક્ષેત્ર ક્ષેત્ર તો હોય જ ને બધી ક્ષેત્ર કાળ એટલે કાળ પાકે તારે જે ક્ષણે ક્ષણે જે કર્મ ઉદય બનો એ કાળ કહેવાય એ પાકે અને ભાવ ભાવ ભાવ કયો કે આપણા અજ્ઞાન ભાવ પૂરાઈ ગયેલા ભાવ અને અભાવ બે રીતના ભેગા એને ભાવ કહેવાય છે શું કહ્યું ભાવા ભાવ કહે છે એ અશુદ્ધ ભાવ છે બધા ભરતભાઈ કેવા છે એ વ્યવહારની અશુદ્ધિ છે બધી એ અશુદ્ધિ નીકળે એટલે ભાવ અભાવમાંથી આપણને કોઈ બરાબર હરખાપણું દિન જ થાય એકદમ ના થાય સમજાય છે હા ખ્યાલ આવે તમને અને આપણું પણ મટ્યું એટલે ભાવકર્મને પણ અસરમાં કર્યું છે પણ આ જૈનોમાં બધા ભાવકર્મ કહે છે એટલે તમે કદાચ કોઈની વાત વાપરો તો ગૂંચાઈ જશો ગૂંચી જવાય એવું છે એ ભાવકર્મ દરમિયાન બહુ જુદી વસ્તુ બહુ ઝીણી વાત છે ઘણી ઝીણી વાત છે પણ તમારે સમજવું હોય તો વાત કરીએ એ કરતા ભાવનું બાળપણ છે અને જૈનો જે ભાવકર્મ માને છે ને એ આજે હું જૈન છું ભગવાનની આપણે એમના પ્રમાણે વર્તું છું બધું છું એ પ્રમાણે છે એને કહે છે એટલે ભાવ કરવાના રીતે સમજે છે સમજે ખોટું નથી એ વસ્તુ પણ એની જીણી સમજણ નથી બધી દાદા ભગવાને બહુ સુંદર ખુલ્લી કરી છે સુરેશભાઈ બહુ સુંદર એટલે જૈન કર્મમાં દ્રવ્ય કર્મમાં થી આ હિસાબમાંથી ચોખ્ખું નીકળવા માટે ભાવકર્મને એક સ્ટેપ મૂક્યું છે પગથિયું એ કરતા પણ પગથિયું છે વાત સમજાય છે મારી એટલે ત્યાં અમે આ ઉપવાસ કરીએ આમ તેમ અઠાઈ કરીએ ફરાવ કરીએ એ સ્ટેપિંગ મૂક્યું છે પણ એ સ્ટેપિંગ તો મારી ભગવાનના વખત તો આ તે કેમનું કામ કરે વાત સમજાય તમે અને છતાં આજુ આખો જમાજ આપણે પરદેશમાં ભારતમાં જ બધા આમ જ કર્યા કરે આચાર્ય સાધુ સંત બધા જ હમ એટલે એ હોય કે વેદાંતના કે ગમે તે હોય હિન્દુના આજે કાર એવો છે ને કાર બદલાઈ ગયો ને આખો બધું એવિડન્સ બધા પુરાવા બદલી જાય તો સમજાયું આપણે સારા કારમાં બધા હતા તમે હું આપણે બધા જ હતા ભગવાનની વાણી ગમતી હતી આરામથી પણ તે વખતે દિલ ચોખ્ખું હતું કે પુણ્ય ભરાઈ પડ્યું ને એનાથી આ દાદા ભેગા થયા મળી ગયું છે એટલે સમજી જવું જોઈએ નાની એમ જ ભેગા થાય ન થાય વાત સમજાય છે તો એમાં શું રહી ગયું કાચું શું પડ્યું વાણી બહુ ગમતી હતી કરને બહુ મીઠી લાગતી હતી પણ આપણા ચિત્તમાં ચટણી ભજીયા ખાવાનું ચિત્ત હતું મોટા મોટા થાળ સરસ વાણીના મળતા હતા એ તો બરાબર છે તો મળશે પણ અત્યારે પેલું આ ભજીયા ખાવા જઈએ કે પેલી હોટલમાં સારું મળે છે હા તે વખત ચિત્ત આવું હતું અને ચિત્ત પ્રમાણે આપણે બધું બંધારણ થતું હતું ખ્યાલ મનથી એવું એટલે અહીંયા આવી પડ્યા દાદા છે એમને કલ્યાણ ભાવના હતી અવતારોની ભાવના સમજો ને અમારે બેઠા છીએ તો કે આગળનો હિસાબ વગર તો કશું ના થાય શકે સમજો એટલે આજે આ બસ વખતમાં ધર્મ અને બધી જ્યાં જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં આપણને જે બુદ્ધિ પર મળી છે ને બુદ્ધિથી ચેતવાનું છે એમાં બધામાં કોઈ પણ મહાત્મા હોય જ્ઞાન મળ્યા પછી અને જે નથી મળી પણ તો બુદ્ધિથી ચાલવું જ પડશે છૂટકો જ નથી પછી એનો બારે ખાય પાછા ઊભા થાય માર ખાય ઊભા થાય ચાલ્યા જ કરે સમજાય છે એ વિપરીત બુદ્ધિ છે આટલું જ્ઞાન મળ્યું છતાં પણ એ ખાલી કથવી જ જોઈશે એટલે જેમ જેમ આપણે સંભાવ નિકાલ થાય અને આ વ્યવસ્થિત શક્તિ છે સમજણમાં ફિટ થતું જતું જાય તેમ તેમ આપણી બે દ્રષ્ટિઓ આજ્ઞાની છે ને એ જરાક એમાં સમ્યકતા સમ્યકતા આવે બીજા મેળાપા પડવું અને એટલું શુદ્ધાત્માનું ખાતું તમારું ભરાય એ તો શુદ્ધાત્મા તું અટકે આપણે બેંકમાં જઈશ કે સંજોગો રામ કર્યું તમને ફરતી જવું પડશે નલીને નથી શીખવાડ્યું નલી કઈ ગઈ આમ તું હજુ બેંકમાં જાય છે કેટલી કામ કર્યું એને તો મજા પણ કઈ હતી ને બેંક પર કેટલા ગ્રાહકો આવે બધા જાત વાતો કરવી પડે આવું છે કોઈને કોઈ સમજાય છે ને બધાને સમજાયું છે જે પૂછતા રહેજો પૂછતા રહેજો પાંચ આજ્ઞા પરમાનંદ ચલાવો સાહેબ બુદ્ધિ અને મન એક જ ના ના મન પણ જુદું બુદ્ધિ પણ ચીડી જુદું ચિત્ત પણ જુદું અને અહંકાર પણ જુદો પરંતુ એમાં અહંકારનું સ્થાન છે આ નાભી છે ને એની પાસે કરોડનો મનકોશ ત્યાં આગળ છે એનાથી આખું શરીર ચાલે છે અને એને આપણે વ્યવહારમાં અને કેડ કહીએ છીએ શું કહ્યું ડ એટલે શું સારો ખબર ડગલાનો ડ કેડ કેડ ઉપર જ્ઞાની પુરુષ ફાળા કરતો ફટકો મારે ને આ એકાદ પહેલાં બોલી બોલી જોવે એનો શરીરમાં બહુ જોર આવે તો શું પડે તે કેદ ભાગી નાખે દર એટલે દરવાજાનો દ ખેર ભગાય ને તો સંસાર ભગાય અને શરીર જીવતું ને પાછું એટલે અહંકાર મળ્યો એમ કહેવાનું શું કહ્યું અહંકાર મળ્યો જીવતો અહંકાર મળ્યો શું કહ્યું અને શરીરને ચલાવનો અહંકાર તો અકબર રહે ને અત્યારે કે હથિયારો વપરાય છે પણ સમજે ને આ બહુ ભૂલ વાતો છે બહુ ભૂલ વાતો છે એ જ્ઞાની પૂછે તમારા મજબૂત કરી દે પણ તમારા પાંચ આજ્ઞા સારી સમજાવી દે એ આપ્યું પછી આજ્ઞા ધર્મની પેલી સમજની વાળી આપી છે જે પણ બધા પાસે હશે અને ના હોય તો અભિન સાહેબની આજ્ઞા ધર્મની સમજની સીડી પણ છે બહુ ફાઇન છે એ પણ મૂકી છે એ છે અને વસંતભાઈ સાહેબ એને પુસ્તક રૂપે આવી છે એ કાઢ્યા છે બધા જે જશે ને તો તમને બહુ સહેલું થઈ જશે સમજવામાં સારું પડશે આવશે તમને મોકલી આપશે આપેલી છે ના હવે બીજી આખી સીડીની ચોપડી બનાવી આવી ગઈ છપાઈ ગઈ કેટલી હમણાં હું આવ્યો ત્યારે તમે જોઈ હતી બીજી આવૃત્તિ કરીએ છીએ રિવાઇઝ કર્યું છે પણ બહુ સાહિત્ય સમજાવ્યું છે બહુ ઝીણવટથી સમજાવ્યું છે બહુ ઝીણવટથી અને બધાને મજા આવશે અને સમજી શકાય એવું પાછું અઘરું નથી સમજે ને એ આવશે એટલે કહેજો બધાને અહીંયા અહીં જોજો તમે એટલે આ આજ્ઞા ધર્મ પાંચ આજ્ઞા આ આયોજન આ કળિયુગને અનુરૂપ છે શું કહ્યું આ કળિયુગને અનુરૂપ અને વાપર્યું ભગવાનની હાજરીમાં જે આજ્ઞા ધર્મ હતો ને તે તે યુગને તે સમયને અનુરૂપ હતો એટલે ત્યાં આગળ બે દ્રષ્ટિ જ હતી ખાલી અને લોકો તૈયાર થઈને આવેલા લોકો સાધારણ લોકો નહીં ગંધરો બધા સબ મોટા સમજ્યું ને કેટલું બધું તૈયાર થઈને આવેલા હોય એ લોકોને આવું બાકી ના થાય અત્યારે આપણે સત્સંગ થાય કેટલી વાતો થાય એકની એક વાત હજાર વખત થાય ત્યારે કંઈક સ્વાદ આવે આપણને હા આ વખત એવું આપણું સમયનો કામ કરે છે હા બાકી જ્ઞાન મળ્યું છે એટલે પુણ્યથી તો મળ્યું જ છે બહુ સુંદર છે એનો લાભ મળી ગયો આપણે પણ હવે આજ્ઞા પાલન કરો ત્યારે પેલું ગાણપણથી દુકાનો ભરતા હતા એ ના એ ઉડી ગઈ અને હવે સમજણથી આપણી દુકાન ભરાવવા પડશે કારણ કે પુણ્ય તો બંધા વગર નહીં કર્યું છે એટલે એથી સીધું જવાતું નથી તમને લાખ થાય કંઈથી સીધા છૂટી જઈએ આ દુનિયાથી કોઈનું ચાલુ જેવું નથી દાદા ભગવાન કહે છે હું આવ્યો પણ આ મહાત્મા હું જ ફસાઈ ગયો કહે છે <laughs> પણ હું જાણું છું કે તો મારી ફાઇલો છે એટલે મારો કલ્યાણ ભાવના હતી ભાવના હતી ભાવના ખાલી થવી જ પડે છૂટકો નથી કોઈનો વાત સમજાય ભરતભાઈ હા હવે આપણે આપણી રીતે છૂટવાનું છે ખ્યાલ ને એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ભાવ એટલે કે કર્મ ફર્મ જે અજ્ઞાન ભાવ લઈને આવ્યા છે એને ખાલી થવા જોઈએ આ ચાર એનો ટાઈમે ચારે ચાર એટ સાયમલ્ટેનિયસલી ભેગા થાય ને ત્યારે જ કાર્ય થાય જો થાય જ નહીં તમારે પણ આ બધી ઝીણી વાત છે સમજાશે ધીમે ધીમે સમજાશે તમને જેમ જેમ જીવતા જશો આપણે જીવા જીવાતું જશે ને આજ્ઞાથી એ તો નદીને પ્રમાણે છે વયા કરવાનું તમારા પાસે જે રોલ આવે છે એમાં એ રોલમાં તમે ફેરફાર કરી શકશો આપણી ઈચ્છા તો કરી ફેરફાર તમે એ મોટી એ બુદ્ધિ આપણે નડે છે એ બુદ્ધિ છે આપણી એ બુદ્ધિ નડે છે એટલે વિપરીત કહીએ ને હા જરૂર પૂછો જેટલું પૂછો પૂછી લેજો હાજી પચીસ વર્ષ પહેલા કર્મ ચાર્જ કર્યો હોય હવે આપણા દુનિયાના સત્સંગમાં નીકળેલો કે તમે પ્રતિક્રમણ કરો તો એ ચાર્જ નથી થતું સાચો ચાર્જ નથી થતું એવું નહીં એનો ભોગવવાનો પરંતુ એ કર્મ કર્યાનું જે ભૂલ કરી હતી ને એ ભૂલ ધોવી શકે ખરી આ આ ભવમાં કરી હતો પણ આ ભવની તમને મુક્ત કરાવી છે બધી મુક્ત તો કરાવી છે પરંતુ આપણને દેખાતું નથી આપણી ભૂલો હજુ નીકળી નથી ને આ વ્યવહારના બધા આવરણો લઈને આવ્યા છીએ ને જ્ઞાન આવરણ દર્શન આવરણ આપણે જ આપણા રસ્તામાં પથરા જેવા વિઘ્નવાળા પડ્યા છીએ એ કેમ કરીને સમજાય આવા પથરા જેવા નથી એ તો સૂક્ષ્મ છે બધું એનું દ્રવ્ય કર્મ કર્યું આપણે શું કહ્યું એ જ હૃદય અંદરથી ચાલે છે પછી મોહનીય છે ના સમજાયું કશું મોહ કરવા જેવું છે નહીં તો બહુ અંદર પંચા થઈ ગયેલા તો શું કરે હવે ખાલી થવા પડશે ના થતો પડે એ ચાર સમજાય છે ને અને પેલા ચાર છે ને એ વેદની એટલે કે સુખ દુઃખની વેદનાઓ ભૂખ વટવો સમજાયું અને કરતા પદ મટ્યું એટલે હવે તમને બંધન નહીં થાય નવું નહીં થાય ઊભું પણ જે લઈને આવ્યા છે તો છૂટકો જ નથી જ્ઞાનીનો છૂટકો નહીં તીર્થંકર ભગવાન તો કોઈનો છૂટકો નથી વાત સમજાય છે એ આ ભોગ સાચવી લેશો તમે તો આવતા હોય તો બધું ઇઝી થઈ તમારે ઓટોમેટિક કામ ચાલી જશે બાકી બધું ઉઠી જશે એટલે આ જવાબદારી આપવાની એટલે આજ્ઞા એક બહુ પૂરતી આખી છે બરાબર સમજાય છે એટલે જે કંઈ આપણે કોઈ આયુષ્ય છે બધું છે સદુપયોગ કરી લેવાનો ખ્યાલ આવે અઠવાડિયામાં એક તો ભેગા થઈ જઈએ એ જે ગોઠવણી કરી હોય થઈ જ જવાનું આમ તેમ શું આપણે મારે મારા મારું હિત સાચું મારે જોવાની શી જરૂર છે જેને જેને હાથ એવું છે જોઈ લેશે ના સમજાયું તમને બેન સમજાય છે કે પણ ગોઠવણી એટલે શું કરવાનું સારી ના એ તો એ સમજાવે છે ને સત્સંગ કરો ને ત્યારે દીપ્તિબેન પાસે દીપ્તિબેનને સરખી થવું છે અને વિપરીત બુદ્ધિ છે બીજું બધું છે ઘરમાં એટલે વિપરીત બેનને કહેવાનું વિપરીત દીપ્તિ તું ત્રણ મંત્રોનું આરાધન કર પણ દાદાએ સમજાવ્યું છે ને આમે પણ આપણા પોતાના હિતને માટે સંસારમાં આપણે ગમે તેટલું સખોટું ના કરતા તો ડૂબોવાનું આપણને આવે છે એ હલકું થાય એ છોડશે તો નહીં કોઈને અડકું થઈ જાય એના માટે દાદાએ કહ્યું છે એવું ધ્યાનમાં રાખીને કે જ્ઞાની પુરુષ કે શ્રીમંત સ્વામી ભગવાનના પાંચ અરે ત્રણ મંત્રો પાંચ વખત બોલવાના છે ઉપયોગપૂર્વક બોલવાના કેવા આપણે કોઈ પણ કામ હોય ત્યારે પણ ધ્યાન નહીં હોય તો તમારું કામ બગડી જાય રસોઈ કરતી વખત ધ્યાન ના હોય તો બધા જઈ જાવ કામ કરો બધું થઈ જશે એવું એવી રીતે બોલવાના પાંચ અને હું તો પહેલાં બોલી નાખવાના પાંચ એ તો કહ્યું છે એનો વધારે ઉપયોગ કરશો તો તમને વાંધો નહીં પણ હવે શુદ્ધાત્માને કરવાનો ના હોય શુદ્ધાત્મા ના હોય એ વ્યવહાર ફાઇલને કરવાના હોય એટલે ફાઇલને હળગુથવા માટે અત્યારે તમે કામ આપી શકશે હવે બહુ ઉપયોગ કર્યો છે એનો પુષ્કળ અત્યાચાર દશા છે એમ ના થાય ત્રણ મંત્રો નમસ્કાર વિધિ નમસ્કાર વિધિ શું છે કે અજાણતર પાર વગરને ભૂલો થઈ ગયેલી છે આપણી કે આ છે ને તે છે ને ખાડું ખોટું આ દેવ ને આ દેવી ને બધું ઘણું બધું થયું છે ના જણ સમજે બધું સમજણ ના સમજણમાં શું ના થાય એટલે નમસ્કારની જેમ બધું જ કહી ગયું છે કે આપણી ભૂલો છે ને એને વિરાધ નાખે છે વિરાધના શબ્દ બહુ મોટો છે બહુ જ મોટો છે એ કર્મ બહુ ભારે છે પણ બીજું આશાતના છે આશાતના એટલે અવિનય જ્યાં વિનય કરવો જોઈએ તો વિનય ના કરે હ અને કરે નહીં એને થઈ ગયું હોય એવું બધું સમજ્યું અવિનય અભક્તિ બધું ઘણું બધું થયું હોય એ આ નમત નવકાર મંત્ર નમસ્કાર એ બોલશો ને ઓસમાં લખ્યું છે પ્રમાણે સિન્સિયરલી ઓનેસ્ટલી ફાઇલ પાસે બોલાવડાવો શું તમે બોલો છો સાંભળો છો ફાઇલ પાસે બોલાવડાવો એટલો સમય ના નીકળે ને નીકળે કે નહીં કાઢો પછી નવ કલમો બોલાવડાવો એની પાસે નીકળે કે નહીં તમને જે કલમની મુશ્કેલી હોય જે કલમની વાણીમાં જે મૂક્યું હોય ને એ વાણી તો વાણી ધર્મ ધર્મ કોઈ પણ કલમ બધા અને પહેલી કલમ તો ખૂબ બોલજો તમે હે દાદા ભગવાન તો આપ બોલાવો હે દાદા ભગવાન બંધ બોલો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હવે દાખલા તરીકે આ પહેલી કલમ રહીએ પછી બીજી બધી લેવાની કલમ નવું છે ને નવું તો આ કલમ રહીએ ચાલો એના પર સમજવું છે કંઈક હે એમ અહમ શબ્દ સાંભળ્યો કે નહીં અને આપણે એમને શું બોલાયું હે દાદા ભગવાન એટલે દાદા ભગવાન પાસે આજે દેહ સદેહ નથી પરંતુ સદૈવ દાદા ભગવાન તો બધામાં છે ને આજે ભારતમાં અને વિદેશમાં બધે પ્રવર્તમાન છે જ આપણા મતમાં બધા આવ્યા છે આટલા બધા છે બધી જગ્યાએ છે સમજાયું કે નહીં એટલે આપણે દાદા ભગવાન શક્તિ માગીએ અને જ્યારે ના મળ્યા હોય અમને મળ્યા તો અમને પ્રયત્ન કરી શકાય કારણ કે શક્તિ માટે એ કૃપાનો ફ્લો જરૂર છે કૃપા કૃપા જ્યારે ગ્રેસ કહે હા કૃપા કૃપા બહુ મોટી વસ્તુ છે એને દુવા પણ કહેશે બીજા શબ્દોમાં સમજાયું ને જેને કશું જોઈતું નથી કશું કરતા નથી એમને જેને કોઈ ગા ગા કશું ના હોય તમે જુઓ તમે તમારે પરીક્ષા કરી લેવાની તમારે ખ્યાલ તો એ શરીર હોવું જોઈશે તે દાદા ભગવાનની પણ કૃપા ફળો થવા માટે શરીર તો હોવું જોઈએ મહાત્મા તો છીએ જ નહીં આપણે બધા નથી પણ જેમાં જેટલું ખુલ્લું જોયું ના પણ એ કામ ના લાગે કૃપાનું સરળ સરળ હોવું જોઈએ શું કહ્યું સરળ હોવો જોઈએ હા અને એકદી સાદી કૃપા નથી હોતી એ તો દયામાં ચાલી જાય પાછી કરુણાસ હોય છે શું કહ્યું પણ એ કોને દેખાય છે કોને સમજાયા આ વાત છે એટલે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવાત્માનો અહમ ન દુભાય એટલે મારાથી ન દુભાય અહમ હટ થાય તો શું થાય થાય કે અહમ હટ થાય દુઃખ એ ન દુભાય ન દુભાવાય એટલે બે જણ થઈને વાતો કરીને આપણે કરીએ એટલે ત્રીજાને અસર પડે ને હે આવો ભાઈ હરકા આપણે હરકા બોલતા જઈએ પણ એમાં તો બેવને નુકસાન થાય જે બધા પડતું પાકું હોય એને વધારે થાય પેલા ઓછું થાય પેલું થવાનું જ છે છૂટકો જ નથી સમજે ને એક એક થઈ ગયા આપણે બે શું કામ થઈ ગયા આપણે હા ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુ કોઈને અનુમોદન કરીને પણ આપણે દુભાવવા માટે એને આપણું અનુમોદન ના થવું જોઈએ કે હરી ના થવી જોઈએ આપણાથી અનુમોદન એટલે હરી છે શબ્દ શું અડપણું કહેવાય છે હરી કહેવાય છે વિદ્યાર્થીઓ અનુમોદન તે અનુમોદનના કર્મ ફળો બહુ ભારે પડ્યા છે આમ દેખાય છે સાદું આમ આ સીધું આમ આમ કરી નાખ્યું પણ એ સીધું કરવા કરતાં આ બધી જેની વાતો છે ધીમે ધીમે તમને સમજાશે કે આની પાસે લાગશો તો ફાઇલ પાસે કરાવડાવજો આ પહેલી કલમ કહી તમને અને આપણી પાસે શક્તિ તો છે નહીં શક્તિ કોઈ માગવા બેહવું બેહેવું છે ને પોતાની શક્તિ વાપરી લે ને અને પછી અને બીજા ભાગમાં શું કહ્યું કે મન વાણીને કાયાથી ન દુભાવાય શું કહ્યું મનથી બોલો મન મન વચન બોલો તમે એકલા બોલો કોઈ મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એટલે મારા શબ્દથી કોઈ દુઃખ ના પહોંચે પછી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ મનન અને સ્યાદવાદ મનન કરવાની પરમ સ્યાદવાદ વર્તન એટલે કે વ્યવહાર કરવાની અને સ્યાદવાદ મનન કરવાની મારા વિચારો પણ સરખા વિચારો બેસે એવું કરવાની શક્તિ આપો એટલે આપણે ભાઈ પાસે આવું કરાવીએ છીએ એટલે અંદરથી આપણે પુણ્યનું સર્જન થાય તે આવું થાય તમારું બરાબર સમજાય છે અને આજુ શરીરની ફાઇલ એવી નથી પણ એને બેલેન્સ કરશે આનું સર્જન થશે ને હા તેને બેલેન્સ કરી નાખશે અને પેલું સમજક બુદ્ધિ ખુલ્લી થતી છે સમજક બુદ્ધિ જેટલી આપણી ખુલ્લી થઈ એ પછી આપણા વ્યવહારમાં આ ચાલુ જે ભાવના વ્યવહારને સંભાળી લેશે પછી પેલી વિપરીત બુદ્ધિ મંદ પડતી જતી જશે સમજાયું બુદ્ધિ નીકળી તો બિલકુલ ના જાય પણ એની વિપરીતતાની સામે આપણી સમ્યકતા જેટલી ખુલ્લી થાય ને એટલું આપણું હું આપણું બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ પણ નરમ પડતું જશે સમજાયું ને એટલે અબૂતતાના અંશો ખુલ્લા થાય કયા શું કહ્યું આ બધું સમજણનો માર્ગ છે આખો એટલે કે ત્રણ મંત્રો મેં કયા નમસ્કાર વિધિ કહી નમસ્કાર વિધિમાં છેલ્લી નમસ્કાર કેટલી છે જો બોલાવશે કેટલું એ તો દાદા કહેશે કે અદભુત છે એટલું બહુ થઈ ગયું બોલો છેલ્લી આ નવમી અરે ના નમસ્કાર દીદી છેલ્લી નમસ્કાર દીદી વિધિ બોલાવજો છેલ્લી આખા બ્રહ્માંડના જીવ માત્રના આખા બ્રહ્માંડના જીવ રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક કરવાની જરૂર નથી દિલથી થાય છે આપણે પછી રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું આપણે આંખો મંથન બોલવાનું આમાં કોઈ શરીર ક્રિયા નથી થતી મારી સમજાય છે એ રીતે પછી આગળ બોલો રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે જેથી આખા જગતને જેથી શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું શુદ્ધાત્મા સ્વરૂપે જ્ઞાન મહાત્મા પદ્મામાં જોવાની ક્યારે જીવ માત્ર ને જીવ માત્ર ને આ જળમાં આવી ગયું બધું પછી પણ મનુષ્ય મુખ્ય હોય મનુષ્યની દુનિયામાં છીએ તો સમજાયું ને અને એ દુનિયામાં આપણે હરખી રીતે રહેવું છે હરખી રીતે નીકળી જવું છે સમજાયું ને તો પછી બીજા બધા જીવો માટે આપણને આ ભાવ આવું રહ્યા કરે પણ મનુષ્ય તો થયા છે પહેલો વ્યવહાર હરખો ત્યાર થવો જોઈશે ને પછી આગતી જો રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતનું તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું જેવો હું અનંત જ્ઞાન શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું એવું બધામાં એ અનંત જ્ઞાન શક્તિ વાળું શુદ્ધાત્માનું પડેલું જ છે પણ એ ડંગેલું પડ્યું છે એનાથી એ નથી એવું કેમ કહી શકો તમે ખ્યાલ આવ્યો તમને કે નહીં એટલે આપણે તત્વદ્રષ્ટિ આપણને મળી તો તત્વદ્રષ્ટિથી આપણે આપણે જોઈએ આપણા હિતના માટે આપણે આ બીજાથી બધા એ થઈ ગયા છે ને આ અને બીજાથી બધું એથી તકલીફ થઈ જાય છે આપણે એટલે સામાન્યપણે બધાના પ્રયોગ થાય બોલવા આપણે બધાઓ કરે છે હું ચાલે છે ને બધે કહે છે આમ તેમ આ બધે પણ તું તું બધો છું તું બધે છું કેમ ન કરું છું તું તારો પોતાને વાત કરીને બધું જોઉં છું ખરું તો આપણે જોવાનું છે આપણા માટે એવું નહીં મને એ બોલતી નથી નહીં સમજાય કે હા બધાને માટે જ કોમન આમાંથી કોઈ મુક્ત ના થઈ શકે અને આનાથી આપણી અંદરસર તૈયારી સારી થશે સમજે ને અને શુદ્ધાત્માની પ્રાર્થના કે શુદ્ધાત્માની પ્રાર્થના આપણે તો જ્ઞાન પામ્યા હોઈએ તો એના માટે તમને છે આપ બનાવી ચોપડીમાં છે આપેલા એ બોલશો તો સારી કરશો આપી છે હશે તમે છેલ્લામાં આપી હશે બસ અને અસીમજી કારણ બધાને મળે છે કે આખા બનતા જે બોલે એનું કલ્યાણ થઈ જશે આજે કારણ કે આ કળિયુગમાં આજે કલકી અવતાર અદભુત પરમાત્માના પરમ સુખધામ એવા પરમ જ્ઞાન સુધામ એવા પરમાત્મા ખુલ્લા થયા છે પરંતુ સાદા વેશમાં છે કોને સમજવું પડે અને મહાત્મા બધા સાદા વેશમાં છે બધા સંસારમાં વ્યવહારમાં બધા છીએ આપણે પણ આપણે ક્યાં જોવાનું કું ના ને આપણે જોવાનું ક્યાં રૂ આવે જ્યાં જે હોય તે જેને હોય ત્યાં જેને જે જોશે એવું રહેશે એ તો પોતે પોતાને સૌ સમજે ને આમાં એક દાખલો બહુ સુંદર છે મેં મેરી ફોડતા હું સબ સબકી સંભાળો પરંતુ જેમ છે તેમ કહી શકે મજા કરશો આવો ને જો મારા મિત્ર મિશ્ર કહેશે સ્વામી જેમ છે તેમ કહી દો મને મેરી ફોડતા કરો કરો થઈ જશે સાંભળજો ધ્યાનથી બધા હા સમજો રાકેશ તેરે તું સમજ પડેગા હા ગુજરાતી ગુજરાતી હા हिंदी में बोलेंगे हिंदी हिंदी में बोलते हैं दृष्टांत समझ लो पर पक्का यूपी में हुआ था ये तो बनारस गंगा नदी पर अच्छा, बंजारा का बंजारा की टोली थी क्या बंजारा की बंजारा की एक टोली थी अच्छा गांव से गांव से जाती थी गंगा नदी पर माँ अब माँ कालेश्वर के उसका दर्शन करने के लिए ठीक है इसे किसके ले जा रहे हो मालूम नहीं કોઈ બોલો ને પણ तो शाम को शाम का टाइम हुआ तो सब ने अपने अपने मटके में खाना पका दिया खिचड़ी पका दी तो स्थान पर जाने के लिए बाकी था और साथ हो गए भी यहाँ आराम करो तो सब लगा दिया और वो लोग दर्शन के लिए जाते थे लगा दिया सब कुछ तो गए सब कुछ खाना तो पड़ेगा भूख लगी क्या करें हम अभी तब दी हल्दी और अपना बनाना सब लेके आए तैयार थे और सबने अपना अपना लगा दिया वो ईट ईट बगे लगा देते चूल्हा बना दिया वो चावल रख के रख के चले गए और वो के गया लेकिन हम चले जाएंगे पशु वैसा कोई आएगा खराब कर देगा तो हम तो भूखे रहेंगे तो बोला ये ये लड़का है बड़ा शरारती लगता है लेकिन उसको भी हम दे और इनाम दे तो उसको कुछ इनाम दे दिया तो देख हम जाके आते हैं थोड़ा बाहर काम करके तो संभालना हम आवे वहां तक तो लड़का बोला अच्छा पैसा मिला तो कौन ना करे ले तो वो लड़का की भी एक हल्ली थी खिचड़ी की हल्ली थी वो सबकी थी लेकिन सभी की वो साथ में आए ना सब एक सरखी हल्ली लेके आए थे और सब रख दिया था और उसको सौंपा गया तो लड़का जरा मगज का हिस्सा था हाँ सौंपा तो मजा में लग गया पैसा मिला था तो पीछे उसका काम करके आने लगे ने तो देखा ये लोग आते हैं और मैंने मुझे सौंपा है मैं तो मजा करता था अरे मुझे ख्याल नहीं कि मेरी एक लड़की ये सब हल्लियाँ हैं तो इसमें मेरी कौन सी है मुझे मालूम नहीं है क्या मैं तो भूल गया अभी मजा करने में मजा करने में ऐसा हो गया क्या करूँ तो अरे तो उसने तो बाजू में लकड़ी पड़ी थी ना संभालने के लिए उठाई उसने तो वो तो मैं ऐसा की कर, उसने ट्रिक बनाई कला की सब तो वो लोग को देखे इसे दूर से थोड़े थोड़े थे वो उसके सामने बोल के सब सबकी मटकी संभालो मैं मेरी फोड़ता हूँ પેલો કોઈ તો ગાંડો છોકરો છે પૈસા આપ્યા મજા કરી આપણું કયું કરે બધાનું ખલાસ કરી નાખશે આ તો ચલો ચલો આપણે આપણે સંભાળી લો શબ્દ કઈ સંભાળ લો ફોડતા ફોડતા બોલ્યા કરે આ શબ્દ સંભાળ બાકી રહેશે કામ કરે સબકા કામ હો ગયા સરળ ચલાવ સાહેબ પાંચ આજ્ઞા પરમાનંદ ના શું કહે લાયક છે કયું છે બોલો હા માં પાંચ આજ્ઞા છે બહુ સારું બોલો છે मुझे भाई दमदमाओ हम्म? अब ये पांच आज्ञा का ही पद है दो जोर से बोल जो बता हाँ के मिलिट्री में मार्च पास कर रहे हैं मिलिट्री में यही तो बोलो જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ચૂકવાથી આવે શિક્ષા ચૂકવાથી આવે शिक्षा बुद्धि तर्क विश्व मार्ग बुद्धि तर्क विश्व मार्ग ज्ञान पांच आज्ञा मान ज्ञान पांच आज्ञा मान स्थूल सूक्ष्म वाणी नाये स्थूल सूक्ष्म वाणी नाये संयोगो ज पराधीन संयोगो ज पराधीन संयोगी पुरावा करता યોગી પુરાવા કરતા નૈમિતિક બમડોહીન નૈમિતિક બમડોહીન જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં ઈચ્છાવાસનાની રકમ ઈચ્છાવાસનાની રકમ ઉભે જગત ખાતામાં જગત ખાતામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત દેહ ચોટ ખેંચે રાગ દ્વેષે જગત ગામી ભાવોત્પાદ જ્ઞાન પાંચ આજ્ઞામાં મારું કહ્યું તે ચોટ્યું મારું કર્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં મારું કહ્યું તેજ ચોટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગરામાં ફાંસી આવે ગળામાં વર્ગી પડે લફરા બહુ વર્ગી પડે લફરા બહુ સૌ मात्र समे संसरण मात्र समे संसरण પૂતગલોની અથડામણ પૂતગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવતો મળતો કોઈ નથી જીવતો મળતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રાંતિ રસ્તા સાદામાં ज्ञान पाच आज्ञा आज्ञामा तक्ती नथी अवस्तु कारादारे मूल्यांकन आज सारू काले खोटू बुद्धिवारू डहापण डहा પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞામાં આપણા જ હિસાબો આપણા જ હિસાબો આપણા જ ફારામાં આપણા જ ફારામાં ડખા વગર ખા પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મોક્ષ માર્ગ ખુલિયો મહામૌન આશીષોથી મહામૌન આશીષોથી સહજ વિશ્વ ભૂલી પાંચ આજ્ઞામાં સર્વ અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે રમણામાં સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે આજ્ઞામાં જ્ઞાન મને આશ્ચર્ય રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે દાદા પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ગને ગારી નિર્જરે છે ગને ગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથારથ જ્ઞાન સ્વરૂપ યથારથ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા ચલો એના પર વાત કરી ને બધા સાંભળજો પાંચ આજ્ઞા છે ને આ કલયુગમાં સતયુગી જીવન જીવવા માટે ભગવત વ્યવહારથી આપણું જીવન જાય એના માટે આ જીવવાનો પુરુષાર્થ છે શું કહ્યું પાંચ આજ્ઞા પ્રમાણે અને એના મુજબ અને અંદરથી જીવી જવાનું છે આપણા દિલ ઉપરથી જીવવાનું છે હા એટલે હંમેશા મુક્તિ માર્ગ અને મોટા જ્ઞાની પુરુષોનો માર્ગ એ હૃદયનો દિલનો માર્ગ હોય છે પરંતુ આ કળિયુગમાં આ શરીરમાં જડાયેલી જે બુદ્ધિ આવી છે આપણને એ બુદ્ધિ આપણે કંઈ એનો દોષ નથી પણ આપણે આપણા દોષથી એ જળાઈ આવી છે એમના શરીરમાં આપણા દોષથી એટલે આપણા દોષથી એ જળાઈમાં આવી છે એટલે પરમાણુ બધા આજે વિપરીત થઈ ગયા એ વિપરીત બુદ્ધિવાળું તો આપણને એ રીતે ચલાવવા જાય એટલે આપણી ભૂલથી આપણે આપણે ઊંધા ચાલીએ છીએ એમાંથી નીકળવું હોય તો એનું ગાંઠીએ નહીં આપણે શું કહ્યું એનાથી કહેશે તો ખરું જાત જાતનું દેખાડશે પણ આપણે ગાંઠવાનું નહીં સમજાયું ને એમાંથી કંઈ આપણે કશું ગુનો નતો ગુનો નતો કર્મ પર કશું વાંધો નથી આવ્યો એટલા મજબૂતી બધા તમારી શું કહ્યું નબળાઈની સામે તમારો શક્તિ ખુલ્લી થાય છે આટલું કરવાનું એટલે પાંચ આજ્ઞા પર વાત કરીએ ને એટલે આજ આપણે સત્સંગ આના પર લઈ લઈશું બોલો આવશે બધા આ કવિરાજ એવું સુંદર પદ લખાઈ ગયું છે કે પાંચ આજ્ઞા જ પાંચમા આરામાં કળિયુગમાં જીવન માટે મુખ્ય પુરુષાર્થ બની જાય છે બહુ સુંદર લખ્યું છે તો લઈએ આપણે આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ મોક્ષ માર્ગ આવો મોક્ષ માર્ગનો આટલો ઉગાડો ફોડ કોઈ દાડો પડ્યો નથી કોઈ કાળમાં ખ્યાલ રહેજો મોક્ષ માર્ગ બહુ આખરો છે એ સહેલો કંઈ નથી એ તલવારની ધાર સહેલી પણ એ નહીં શું કહ્યું અને કોઈ નટ હોય તો તલવારની વધાર પર નાચી જાણે અને એને નુકસાનય ના થાય પણ એ તો નટનું કામ છે તો એના કરતાં આપણું છે આ વ્યવહાર અને નિશ્ચય નિશ્ચયને સાચવવો આજનો વ્યવહાર બહુ કપરો કપરો છે મગર ભરતભાઈ કંઈ એનાથી ડરી જવાનું આપણે બોલો ને ડરી જવાનું શું છે જીવતા જાગતા છીએ ડરી ડરી શું કરવાનું હતું આપણને આપણો વ્યવહાર આપણું જીવન લઈ જૂટવી લેશે એના હાથમાં છે કારણ કે આપણે આપણું જીવન લઈને આવ્યા છીએ સમજાયું ને અને કોઈ એક શ્વાસ વધારી ઘટાડી શકે નહીં કોઈના હાથમાં છે જ નહીં તો શું કરવાનું અને જશે તો એના હિસાબમાં હશે તો જવાનું જ છે તો આપણે હું જશે એની મહેનતે પણ અત્યારે મારે જીવવું છે ને આ રીતે આ નિશ્ચય આપણો મજબૂત રાખવાનો એટલા માટે કહ્યું આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ સમજાયું એટલે આપણે અહીંયા આગળ ધીમે ધીમે લઈએ બીજી લાઈન કે સૂક્ષ્મ સૂક્ષ્મ વાણીના સંયોગો જ પરાધીન એટલે કે શરીરના સ્થૂળના સંયોગો અને વાણીના સંયોગો આ બે મુખ્ય કળિયુગો સંભાળવાના હોય શું કહ્યું બોલો સ્થૂળ સંયોગો એટલે વ્યવહાર ચાલે છે પાંચ ઇન્દ્રિયો બધી જ્ઞાન કર્મેન્દ્રિય કર્મેન્દ્રિય તો આપણને જળવાની પણ જ્ઞાનેન્દ્રિય કરીને ને એમાંથી બીજા બધા જોડે વ્યવહાર થાય ને બધો આપણો એટલે એને સ્થૂળ સંયોગો કયા અને સૂક્ષ્મ સંયોગો તે પાંચ જ્ઞાનેન્દ્રિયથી આ કાન આ બધું થાય છે ને એ સૂક્ષ્મમાં ગયું પાછું અને કર્મેન્દ્રિય થાય એ સ્થૂળ સંયોગો ગયા દસ ઇન્દ્રિયો કહી ને વાત સમજાય બધાને હા એ દસે સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો એ બધા પરાધીન છે શું આજે પર છે આપણે જુદા છે એવું તો આખું ભારતને બધા શીખવાડે જ છે સંતો આ આપણે આ છે પરંતુ પરાધીન છે કોઈ નથી કર્યું આ દાદાએ જ ખુલ્લું કર્યું આખું ઉગાડવું આજે કર્યું પરાધીન અપરાધીન કહીએ તો પર આધીન એનો શબ્દ બન્યો છે આ તો પર પર એટલે આપણે ને બીજું એટલે આપણને લાગે કે હું કરું છું એવું નથી આ આપણાને કંઈ બીજું છે કરાવનારું તો શક્તિ જ હોવી જોઈએ કે નહીં બોલો ને શક્તિ વગર આ જગત ચાલતું હલતું ચાલતું બધું દેખાય છે એ ક્રિયા ચાલી શકે ખરી આપણને લાગે છે કે ઝાડ સ્થિર સ્થિર છે બધું આમ ફસલા સવા પાણી ના હોય બધું સ્થિર લાગે તો તમને એમ લાગે કે આ તો હલતું ચાલતું નથી તો અમે વ્યવસ્થિત શક્તિ ક્યાં ચલાવે છે પણ એટલું ઝીણું છે કોઈને સમજાતું નથી ચાલ્યા જ કરે છે પણ આપણે તો માણસના શરીર જોડે સમજવું છે ને આપણે તો અને આપણે માનવની દુનિયામાં સમજવું છે ને સમજાય છે આવી રીતે લેવાની છે આ વાત એટલે પરાધીન કહ્યું પર છે ને પરાધીન છે પર તો છે પણ પરાધીન છે પરાધીન પરને આધીન પર એટલે શું તો કે ભગવાન ના આપણને ભગવાનને આધીન હોય તો આપણે ભગવાનને આપણા બનાવી દીધા એવું થઈ ગયું એટલું એવું તો બને ખરું કોઈ દિવસે બોલો નહીં લોકો તો બહુ બનાવવા જાય તે ભગવાન બને એવા છે હે પણ લોકો બની જાય પછી બોલો ને આ બનવા બનાવવાની દુનિયા સમજે છૂટી ગયા છે તો સાચવીને કેમ ના જીવવું હે સંબંધો છે સમાજ છે સમાજ છે આવતા હા હા કેમ છે હા છે કરવાનું જાણીએ જે શ્રી કૃષ્ણ શું થયું રસોડામાં ગામમાં હોય એ કે દાદાએ જોયેલું ગયેલું એટલે તે નીકળતા હોય બેન નીકળે અને પેલા બેનને રસોડું તેને જારી બરોબર રસ્તા પર જ પડે અને રસોઈ કરતા હતા અને ઓળખીતા જતા હતા કાશી બહેન જારી જય શ્રી કૃષ્ણ તો કે આ બેન જય શ્રી કૃષ્ણ ચાલવા મળે કે બેહીન ચીટકી ના રે એટલે કવે પડી એટલે જાણીએ શ્રી કૃષ્ણ ચીટકી નહીં પડવાનું એ તો વ્યવહાર છે બધો વ્યવહાર તો હોય કોઈ કોઈને એવું એમાં વાંધો નથી આવતો આપણે ભૂલ થાય જો આપણે ચડ તો આપણો વાંધો આવી જાય સમજ્યું પણ છે પરાધીન છે અને સંયોગી પુરાવા કરતા એટલે કે આપણા અજ્ઞાનના સંયોગો છે એ પુરાવા સ્વરૂપે વહતી શક્તિમાં છે તે કરતા છે નૈમિતિક ભમંડો હિમ અને આપણો શરીરનો ભમંડો હિમ વિચારો એ નૈમિતિક નૈમિતિકપણે એને ફરવું પડે છે એ ચલાવે છે એટલે આપણે દોરી વીંટાઈ ગઈ હતી અને વીંટાઈ ગયેલી દોરી ઉકળવા માટે જન્મવું પડે અને આખી જીવન આખી જિંદગી જીવી જવું પડે એટલે દોરી ઉકળતી જતી જાય અને છેલ્લે ઘડીએ ભમણ જવાનો થાય ને ઘણી વખત ભાઈ સાહેબ શ્વાસ ચડ્યા છે એટલે ભૂંગળો આમ સરખો ચાલતો ને આમ આમ ચાલે આમ ચાલે તો કોઈને થોડા દઈને બચવાનું હોય ને પેલી અમાસને બહુ ભારે કહે છે બધા બધા બચવાના હોય ને પાછો પાછો સીધો થઈ જાય થોડું ચાલે પછી પાછું આમ થાય અને છેલ્લો થાય આમ આમ કરતો પડી જાય ભમડો કયો છે દાદાએ આવું કહ્યું બધા માણસોને ટોપ્સ કહેલા ટોપ્સ ભમડા છે સમજાયું હમાસને ભારે કેમ કીધી છે હમાસને ભારે કેમ કીધી છે એ પરમાણુ એવા હોય છે બધા અને અહીંયા આગળ કર્મ ભાર બધા એ બરો ટાઈમ આવતો હું થઈ જાય સામાન્ય વ્યવહાર તો વ્યવહાર છે અને નિશ્ચય કોઈ દાડો નહીં સમજવો સાહેબ આ તો આપે જ મને સમજાવ્યું છે બધું લૌકિક હા વ્યવહારને કેમ કઈ નિશ્ચય સમજાય અને નિશ્ચય વ્યવહારને કઈ નડતો નથી શું નડ્યો શુદ્ધ કોઈ નડ્યું <coughs> એવી રીતે દૂધ ને પાણી જુદા જ છે સમજાયું ને એટલે સંયોગી પુરાવા આ નૈમિતિક એટલે આપણે થાય છે આપણું નૈમિતિક કરતા પણ છે અને પેલી શક્તિ એ છે તે નૈમિતિક શક્તિ છે એ પોતાની નથી સ્વતંત્ર નથી કાર્ય આ તો આપણે અજ્ઞાન ભાવ પૂરે એનાથી આ ચાલે છે શક્તિ એટલે આપણે ઉછીની એ શક્તિ અજ્ઞાનમાં ભરેલી એ ઉછીની શક્તિથી આ જીવન ચાલી જાય છે જો પોતાની શક્તિ હોત તો આવું ના જન્મ જન્મવું ના પડત ને મરવું ના પડત પણ હું શુદ્ધાત્મા છું એ આપણે બલી ગયો આપણે અનંત શક્તિનું ધામ છે શું અનંત શક્તિ એવું શુદ્ધાત્મા છે એ પદ આપણે સ્થાપિત થઈ ગયું પ્રસ્થાપિત થયું પણ એને પાકું કરી લેવું છે ને કે નહીં હા એ શક્તિમાંથી કશું જતું નથી કશું આવતું નથી આટલું બધું પર આખું જગત ચાલે બધું ચાલે પણ એ શક્તિમાં જરાક નથી આવ્યું કોઈ બધાના શુદ્ધાત્મા અખંડ છે પણ જેને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એનું કામ થઈ ગયું સમજાયું ને એટલે એને પછી ભાવ પણ બધા બીજા માટે ગમે તેવા ગમતા ના ગમતા ગમે તેવા પણ એને જોવાને નહીં જુએ ભલું થાય એનું કલ્યાણ થાય સમજાય છે એવું એટલે ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં એ બહુ જ્યારે ગુડ છે વસ્તુ વાક્ય એટલે કે વ્યવસ્થિત સત્તા જે છે ને બધાને કર્મની સત્તા ચલાવવાની બધાની એ ક્રમાક્રમને વૃદ્ધ હાની એટલે કે છ પ્રકારના એરેથમેટિકલ ઇંગ્લિશમાં એને પરમ્યુટેશન કોમ્બિનેશન કહે છે તેમાંથી બધા પ્રકારે એ ચાલ્યા કરે છે આ આવો સર્પિકાર છે તેમાં ઉતરતો કાર કહેવાય એટલે અહીંયા મેક્ઝિમમ દુઃખો સુખો હતા ઉપર કેટલા સુખો જ હતા આ સંસાર બસવા કઈ સુખો માણસો હવે બધા નથી બોલતા આપણે સુખો હતા આમ આવે ને એટલે સુખ ઓછું થતું જતું જાય સુખ ઓછું થતું જાય તો જગતમાં વેક્યુમ તો કોઈ દિવસ રહે જ નહીં આ વેક્યુમ તો આજના બધા બુદ્ધિશાળીઓનો શબ્દો છે હોઈ શકે જ નહીં શું કે પણ આપણે આ ભણતર વધી ગયું એટલે એમાં ગરબડો થઈ ગઈ બધી એટલે એને ભરી જ જવું જોઈએ શું ભરાય તો એની જગ્યા લઈ ગયા તો કાઢશે ને સરક તો એટલા માટે ના સમજાયું એટલે કે સુખ ઓછું થતું જતું જવું એટલા જ પ્રમાણમાં દુઃખ એવું થતું તેમ કરતા સતયુગ જાય ત્રેતાયુગ જાય એ બે કુળમાં થઈને પછી બધા જે સુખો હતા ને લગભગ કહેવા માત્રના રે શું કહ્યું કહેવા માત્રના તે પછી દ્વાપર યુગ આવે એમાં પણ સુખ રહે પાછું પણ એ કેવું કે જેમાં દુઃખવાળું હોય એવું સુખ એવામાં ભગવાનો બધા ખુલ્લા થાય તો લોકોને સંસારનું બધું સ્વરૂપ સમજાવે અને બધા એમના દર્શનથી મુક્તિ પામે દ્વાપરયુગ બધા મોટા પુરુષો દ્વાપરયુગમાં જન્મે શરૂઆત ઋષભદેવ દાદાથી થઈ છેલ્લે માહિર ભગવાન હમ એ તીર્થંકર ભગવાન ચોવીસ અને તીર્થંકર ભગવાન હોય તો પણ વિશ્વને એક સરખું રાખવા માટે એક એમ્પરર હોય ચક્રવર્તી રાજા કહેવાય છે સારા વિશ્વ પર એનું આન ચાલતી હોય પણ આપણે વિશ્વ અત્યારની દુનિયા છે એવું જ સમજીએ છીએ વિશ્વ બદલાતું જ રહ્યું હતું સતત બદલાતું છે વિશ્વ સમજે ને એ ઋષભ જે બધા વખત વિશ્વ હતું ને અત્યારનું તો કશું કોઈને સમજણ જ ના પડે મોટા શાસ્ત્રો બધું સમજાવવા જાય કોઈને સમજણ નહીં પડે અને કોને સમજવાની જરૂર છે આપણું વિશ્વ શું કે હું કરું મહિનામાં વચન કયા મારે ભાજગરમાં ક્યાં બોલવું છે માટે આ છે તો વિશ્વ છે જ નહીં તો કઈથી આવ્યું આને કરું એ વાત કરું તો શું શું વિશ્વ કર્યું તો જ્યારે વાત થઈ જાય રમત નથી સમજાયું ને એટલે આપણે આ નામી બાદ થઈ ગયો અને અનામી આપણે ખુલ્લા થઈ ગયા શું થયું એવું નહીં હા અને આ જે જન્મની મરનારો હતો ને તેમાં જન્મ હતો જ નહીં તે મરવાનો કઈથી રહેશે અજન્મમાં જન્મ થયો ના સમજે હા અને આજે એને વેદના થાય છે શરીરને વેદના એ તો મારાથી બધી વેદના બધી મારાથી જનરેટ થઈ લોકો જે હશે તે સામે એનો હિસાબ લેવા આવી જાય છે મારી એટલે સંભાળ વેધી લેવાનું જે હોય તે આવી કોઈ એનામ સત્તા નથી કે આપણે શું કરી શકે સમજાયું કે નહીં હું અને ગોતર હું તો આ ફલાણો છું આવું છું મેં આ છે ને તમે તો આવા છો નહીં છો એ રહ્યું નહીં આપણે ગોતર કમ જ ના રહ્યું એ તો પંડિતો માટે રહ્યું જોશીઓ માટે જોવે બધા જોશ જુએ ને બધા આપણે અગોતરી શુદ્ધા જ ના થયા સમજાય છે એટલે આપણું સમભાવ થઈ ગયો એટલે વ્યવસ્થિત શક્તિ છ નિયમોના અધીન ઉતરતી જાય છે અને દ્વાપરમાં સુખ રહ્યું છે પણ દુઃખ હાથેનું દુઃખ મિશ્રિત છે એટલે એમાં સંસારની બધી સમજણો આપે તો કંઈક રસ્તા નીકળે પણ એ સુખની સમજણમાં સુખની સમજણ મળી હતી ખરી પણ પેલું દુઃખ એટલે કે આ બધું મળ્યું પણ પેલા ભજીયા ખાવાના રહી જશે ને આપણા ચટણી ખાવાની રહી જશે ને પાણીપુરી ગગલા પેટીસ આમ જ ચિત્ર લાંબુ નતું હા ભગવાનની વાણી તો ફર્સ્ટ ક્લાસ છપ્પન ભૂગને બધું હતું એમનું મીઠી વાણી હતી પણ રહી ગયું એમાં બધા ભલા ભલા દાદા કહે છે મહેર ભગવાનમાં શીઠિયાઓ બેઠેલા મેં જોયેલા અને ઘરે જાણાય કાજુ આ જમવાના વખત આવ્યા નથી ત્યાર પછી એમને કેવડાવે કે મોકલાવું તો કે ના અરે લઈ ચાલો તો કે મને મારી બહુ મારી બહુ મીઠી ભગવાનની લાગે છે એક કામ કર મને અહીંયા મોકલી આપજે તું પાણી મીઠી લાગે પણ અહીંયા અંદર જુદું ચાલતું હોય એવું બની શકે છે બધું તે મોટા મોટા મહાવીર ભગવાનને ત્યાં બેઠેલા મેં જોયા છે મેં દાદાએ કહ્યું હવે આપણે માનવામાં આવ્યા ખોટું હશે ખોટું હશે કંઈ આટલી વાત સમજવા આ બધી ગુડ વાતો કેમ સમજાય આપણને મારી વાત સમજાય છે તે આજે આપણો આહાર પણ એટલું કંઈક દિલમાં સાચો ભાવ હતો ને બધો એ પુનઈથી આપણે છૂટ્યા છીએ એમ તો નહીં એટલે હવે બાકી રહ્યો હિસાબ આપો કેશ કરી બધું સુધારમાં ભાવ કેશ કરી લેવાનો શું કહ્યું કેશ મળી ગયું જેમાં ઉધારી છે જ નહીં તો ભાઈ એવું ના કરવું છે સાહેબ કરવું છે સ્વામીજી હા બરાબર ખ્યાલ આવે તો ક્રમાક્રમ વૃદ્ધિ આની એમ કહે છે ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં તે આપણો નિકાલી ભાવ છે બધો જન્મથી તે મોત સુધી તે કર્મ ફરજિયાત ચોટી રાગ દ્વેષ જગત ગામી એ તો બધું સમજાવ્યું છે મારું કહ્યું ત્યાંથી એ તો આવે જ ને પણ મારું કહેતા બધા ત્યાંથી અંદરથી એક આંદોલન જાગે છે મારું મારા પણ આવું ત્યાંથી જ આનંદ બચી કિંમત હેરાન થઈ જાય છે કેમ થવા દઈએ હે આ તો દીપ્તિબેનનું ભરતભાઈનું શું નામ કહ્યું વિજય શું કે વિજય તો મારી જોડે જ છે હું એની જોડે છું ને પણ એટલે એને એને એવું લાગે છે મારું પણ હું છું ને એની જોડે હા એટલે આ વિજય તો મારો છે પણ એ તો પડોશી છે મારો એ પડોશીમાં મારા પણ કરે તો પડોશી દુઃખી થાય સુખી સીધી વાત છે એ તો સમજાય છે ને એટલે વર્ગી પડે લફરા બહુ સવિકલ્પ બધું થઈ જાય માત્ર સમય સમસરણ પૂતગલોની અથડામણ આખો વિશ્વ ચાલી રહ્યું છે શું છે સમય એટલે ક્ષણે ક્ષણે સમસરણ એટલે નદી નદીનો પ્રવાહ ચાલી રહ્યો છે મોટો નદીનો પાણી ચાલ્યા જ કરે છે ધબધબા એવી રીતે વહી રહ્યો છે એટલે જીવન આવા સ્વરૂપે છે આપણું નદીનું પાણી બે કાંઠા વચ્ચે વહેતું રહે એવું આપણું જીવન છે राकेश मुझे माफ करना भैया अभी आपका जीवन है जो नदियाँ गंगा जी है ना तो गंगा जी दो कांठे में बहती है अगर दो का एक कांटा हुआ तो गा- सब दिल्ली की क्या हो हालत हो जाती बनारस की पानी में चला जाता हमेशा नदी को दो कांटा होता है क्या एक होता है बता हाँ इसीलिए पानी बहता रहता है तो जीवन दो दो कांठा वाला होना चाहिए ना तो व्यवहार दृष्टि वाला मैं राकेश क्या तो मुझे निश्चय दृष्टि पक्की हो गई वो दृष्टि बिल्कुल पक्की है वो व्यवहार दृष्टि वाला है ना कभी बाढ़ जाएगी तो उसमें कम तो पान निकल सकता है लेकिन हमें निकलना नहीं देना चाहिए समझ गए है कि नहीं पक्षी कितने पंख से उड़ती है एक पंख देखी कभी देखी कभी रावण इतना विद्याधर था सब कुछ था विद्याधर तो है विद्या वाला लेकिन सीता से लेके उनका विमान में तो जटा हुआ है को मेरा भगवान के बहुत पावरफुल विमान ने अलाई ना तो रावण समझ गया उसकी उसकी कमजोर कहाँ है पंख में है पंख को काट दो तो रावण पंख काट दिया तो बेचारा जोर वाला बहुत था उड़ा लेकिन गिर गया गिर गया क्या करे समझे इसीलिए वो अभी सभी देशों में बहुत होशियार सब लोग गए हैं कि क्लिप दी विंग्स जो बोल, बोलते हैं क्या क्या बोलते हैं तो बस यार तो के हो जाएगा नहीं समझे ये तो बहुत होशियार जगत हो गया आज का बहुत होशियार हो गया है दुरुज ऐसा है हाँ, अरे क्या बेचारा का समझे ना तो दो दृष्टि का ही महत्व है अपना और संसरण मार्ग में पुद्गल को અથડામણ हमेरा जो व्यवहार था व्यवहार में ऐसा ऐसा होता जाएगा लेकिन जल बढ़ता रहता है वो दो दृष्टि हमें प्रैक्टिस करके पक्की करनी है हम्म? तो आगे क्या बोलते हैं જીવતો મળતો કોઈ નથી જ્ઞાનીઓની સમજણમાં દુનિયાની સમજણમાં જો જીવે છે મરે છે પણ જ્ઞાનીઓની સમજણમાં એવું નથી એટલે આપણી સમજણ એવી રહેશે તો એ. દુનિયાની દુનિયાદારીમાં નાટકમાં જ રહેવાના છીએ આપણે સમજાયું ને એટલે આપણી સમજ આપણી અંદરથી ડેવલપ થતી જશે કલ્ટિવેટ થતી જશે સોનું એ છતાં ઘાટ બદલે ગળામાં એટલે એનું એ સોનું છે પણ એકનું એક ઉદ્ગમ એ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પોતે પોતાના ગાઢ ઘડે અને ગાઢ ઘડવામાં મહેનત પડી ને જાત જાત કોઈને દુઃખી કર્યા કોઈને આમ કર્યું એ બધું એ ગળામાં નકારી જાય ગાઢ ઘટતો જાય ને ગળામાં નકામી જાય હે પણ સુની તો પાક્કા હોય સુની તો પૈસા લઈ લે ગળામાં સમજો કે નહીં એવું થાય છે સોનું એનું રહેશે રહેશે કે નહીં ગમે તેવા દાદી દાગીના બદલો પણ દાગી દાગીના તમે જાતે બદલો તો તમારું સોનું ઓછું ના થાય પણ પેલા પાસે લઈ જાઓ તો ધીમે ધીમે ઓછું થતું એનો ભાગ નથી એનો ભાગ નથી ભાગ છે એને ધંધો કંઈ કાઢી લેવાનો નથી પણ ઓટોમેટિક એ ફાઈ જાય છે અને એ ફાઈ જાય ત્યારે ઘરવાળા ફાઈ જાય છે એટલે દાગીના બધા મફતમાં મળી જાય છે થોડા થોડા કંઈક મળે જ ભેગું થાય ટીપે ટીપે તે જીવતો મળતો કોઈ નથી પ્રતિષ્ઠિત શક્તિ નથી વસ્તુઓ કાળા મૂલ્યાંકન વગેરે વગેરે આપ સમજી ગયા બધા વચ્ચે જાઓ પાંચ આજ્ઞા એ જ ધર્મ છે આપણું જીવન એ વ્યવહારથી આપણે વ્યવહારમાં બધા જોડે રહેવું પડશે તે એમાં આજ્ઞા ધર્મ છે એટલે કે કયું ધ્યાન ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન એટલે ફાઇલોનો સ્વભાવ વિકાસ સાથે આપણે કરનાર નથી અંદરથી દિલથી કઈ ગમે તેમ આવે ગમતા ના ગમતા ગમે તેવા આવ્યા હોય પણ જોવાના શું ગમતો હોય તો આપણે એકદમ બાજીએ નહીં ના ગમતો હોય તો ચીડીએ નહીં કે મન મોડું ના બગાડીએ સમજી લઈએ પણ થોડાક ચિત્ત પ્રસન્નતા આવશે ને અને કોઈ બોલાવે પરાણે બોલાવે વાત તો સાચી છે તારી દીપ્તિનું જ મને દેખાય છે સમજાવી દીપ્તિ માફ કરજો હો આપણો પાપ કાઢશે એમ કંઈ છૂટી જવું એમાં શું વાંધો નાટકમાં કોઈ ના કરવા દે હે થઈ ગયું એટલે આવી રીતે એ ધર્મ ધ્યાન કહેવાય છે અને એકલા પડીએ ને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્માની આપણી આરાધના કરીએ ત્યાં શુક્લ ધ્યાન એટલે કે ભગવાનનું ધ્યાન એટલે ભગવાન મારું ભગવાન સાડા બાર વર્ષમાં શુક્લ ધ્યાનથી આખો બધો નિકાલ થવા અને એમને જોયું પોતે શુદ્ધાત્મા ભાવે જોયા જ કર્યું એ આપણને એમાં આજ્ઞા ધર્મ મળ્યું છે સાહેબ પણ આ કર્યું છે એટલે આપણે બધા એ થઈ જશે કે આમને તેમને પણ પણ શબ્દ બસવા બહુ પણ એટલે શું પણ પણ લે ને કે આવું પણ આવે જ નહીં નામ જેવું ખરું આપણે લેવડાવવાનું હા લઉં છું જા સત્તામાં અરીસામાં જઈને બોલો આમ કરો પછી એને આવશે ના બધા માથા જ ના થાય તમે પાછા થઈ ગયા ઘણી વખત મને સમજ પડી જાય છે કાં તો એટલે આવી રીતે છે સમજાયું એટલે શુક્લ ધ્યાન એ એ વખતનું માર્ગ કહેવાય એટલે શુદ્ધ શુક્લ ધ્યાન શું હોય કે શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ કહેવાય શું કહ્યું શુદ્ધ ઉપયોગ ઉપયોગ શબ્દ આપણે વ્યવહારમાં માણસો વાપરમાં બધું લે એને સમજીએ છીએ એને વાપર કહેવાય ઉપયોગ તો ના જ કહેવાય પણ વ્યવહારમાં ભગવાન છે તો વ્યવહારો ભાષા તો આવવાની જ ને કે ભાઈ આ ઉપયોગ લે ચીપ્યો લે ને તો સીધો આમ સાણસીથી દેવતા પકડું કેમ ન પકડાશે ચીવતાથી એટલે ચીવતે પકડ ઉપયોગ ઉપયોગ કરેલો પરંતુ ઉપયોગ જો એનું લક્ષણ હોય જ ને ચીપિયાનું તો ચીપિયો પોતે જ પોતાનો ઉપયોગથી લઈને એ કામ કરવાનું પણ આ તો માણસ તો બનાવેલો છે તો આ શુદ્ધાત્મા કોઈને બનાવે તો આપણે પોતે સ્વયંભૂ છે પોતે જ છીએ સમજાયું ને એટલે એનું લક્ષણ હોય ને સિદ્ધાર્થ બસો રૂપિયા લેવાનું એ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ શું કહ્યું કારણ કે આખો વ્યવહાર આખો જ્ઞેય સ્વરૂપે દ્રશ્ય સ્વરૂપે છે આખો વ્યવહાર મનથી માણીને મનનો વાણીનો કાયાનો મન કહ્યું એટલે ચારે અંતકરણ આવી ગયું અને બુદ્ધિ બેનનું અત્યારે સામ્રાજ્ય સ્થાપી સ્થાપી ગયું છે અને આપણે એને ચલાવવા દીધું શું કહ્યું તે આખા રાજમાં ફરે હું રાણીનો સારો છું કહીને તે બધી મજા કર્યા કરે એની સિસ્ટરના નામે તે કોઈ જ સમજે બોલે રાણીનો સારો હોતો હશે એને કોઈ પછી રાજા સાહેબ ને કહેવા છે સાહેબ આ તો આવું થાય છે બધું બહુ લૂચી ખાય છે આ છે ચાલ્યા છે બધું એનું ચલાવ્યું છે શું શું શું થયું છે હું તો રાણીનો સારો રાજ ચલાવ્યા કરે છે તમારા નામ પર રાણીનો સારો આવો ગાર્છા કર્યું આપણે આપણે આવું ચલાવી ગઈએ છીએ ના સમજાયું આવું ના હોય હવે હવે બરો આવું બને છે આ તો અમને નાનપણમાં પાઠ આવ્યો હતો એટલે કહું છું અમારા વખત તો ગુજરાતી ચોપડી બરાબર અને ઇંગ્લિશ એટલે બને આ તો એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આ બે જ પાસા છે આપણા વ્યવહારના જીવનના આત્મજ્ઞાન પામ્યા પછી આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે શુદ્ધાત્માના જ્ઞાન સાથેની દ્રષ્ટિ સાથે એ દ્રષ્ટિથી જેટલું ચોખ્ખું ચોખ્ખું આપણો વ્યવહાર થતો જતો જશે ચોખ્ખો એટલું જ આપણે ચોખ્ખું દેખાતું જતું જશે અને જેટલું જેટલું ચોખ્ખાલું દેખાઈ ગયું એટલે દર્શન શુદ્ધિ થઈ તેટલું જ એ જ્ઞાન ખુલ્લું થયું તમારું અને જ્ઞાન ખુલ્લું થયું એ જ્ઞાન દર્શનના પ્રકાશ સાથે જ એટલે વ્યવહારમાં દર્શનનો પ્રકાશ કામ કરે અને જ્ઞાનનો પ્રકાશ આપણને પોતાની અંદરથી શુદ્ધાત્મા સ્વરૂપે સ્ટેબલ કરે સ્થિર કરે હવે સમજેલું તને અને એવું અંદર જેટલું થયું એ ચારિત્ર ઉભું થયું આપણી અંદર શું કહ્યું અને એને વિતરાક ચારિત્ર કહે છે ચારિત્ર અસર કહેવાય છે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તમે ભેગા જ હોય છે એવું રવામાં ગણાતી જ હોય અને પોતાએ આપણી અંદર હોય સમજાયું તમને કંઈક ચલાય ને તું તારું તારું કાઢ બહુ અનુભવ પ્રમાણથી છે પણ કારણ તો પુણ્ય પુણ્યનું સર્જન થાય છે એટલે કહેવાય એ કેવળ જ્ઞાનનું કારણનું સર્જન થાય છે આજ્ઞા ધર્મ માં કારણ કેવળ જ્ઞાન સમાયેલું છે કારણ એટલે કોઝલ અને કોઝલ સમાયેલું હોય તો કેવળ જ્ઞાન પૂરું થશે પણ ત્યાં થવું જોઈએ થવું જોઈએ કારણ થાય હોય જ રાજ્ય થાય થાય નહીં એ અર્થમાં છે અનુભવ તો બેન સર મેળા ચલાય ત્યારથી વિજયભાઈ સવાલ થોડુંક ના ના વાંધો પછી ચાલવા ગયડું છે હાફ માગે ને થોડું આપો એમ કઈ આ તો આપો થોડા બેનો આપો પરમાત્મા જય સચ્ચિદાનંદ ज्ञानिपुरुषना गोळला ज्योति जखे જો જ્ઞાની પુરુષક ગુણલા બોલીને પછી બોલાવે છે બોલાય નહીં એટલું બોલાય બોલાય ચાલો ફરી બોલ બોલ બોલ જ્ઞાની પુરુષના ગુણ બોલો જ્ઞાની પુરુષના તમે સાંભળી એક એક શબ્દ કેટલો કિંમતી છે શું કહે છે કવિરાજ કે જ્ઞાની પુરુષના ગુણના શું કહે છે જ્ઞાની પુરુષને જેમને મનથી વાણીથી કયાથી કશું લેવા દેવાનું બધા હિસાબ પતી ગયેલા છે જેમનું મારા મારાપણું ખલાસ થઈ ગયેલું છે અને છતાં શરીર તમારી સમક્ષ છે સમજાયું અને જેમનો કોઈ જાતની પકડ થયા જ કોઈનું કોઈ નથી અને અહંકાર સંપૂર્ણ નીકળ્યો છે કયો અહંકાર તો ક્યાં આ વ્યવહાર ચલાવનારો એટલે શરીરનો ચલાવનારો બાકી રહ્યો એટલે એ કેવા મૂર્તિ જેવા જીવતી મૂર્તિ જેવા બધા રહે છે ફરે છે એટલે એમને પણ ઉદય તો આવે કર્મ તો આવે જ પણ એ કર્મ જેવું ઉદય તો ફર્યા ફર્યા જ કરે વાત સમજાય બરોબર હા હવે એમના ગુણના જોવાથી જ ખેંચાય એટલે ગુણ તમને ખેંચાય આ બહુ સરસ સુંદર પદ છે ગુણ જે ગુણ જોઈએ તો ગુણ ખેંચી જાય આપણામાં એ આપણા પ્રસ્થાપિત થાય હવે કોઈ ક્રિયા તો બનતી નથી ગમે છે આ જોજો સમજાય છે અને વ્યવહારમાં આપણને પછી વ્યવહાર દ્રષ્ટિમાં ફિટ થઈ જાય આપણને ગમે તે જેને મળીએ ને તો આપણને આપણા માટે ગુણ વગરનો દેખાતો હોય તો પણ આપણે આપણા હિતમાં શું જોઈએ કે બહુ સારો છે કોઈ બેન તને એવી લાગતી હોય તો ના આફ્ટરઓલ તો હારી છે આ તો કંઈ કર્મના દોષ આફ્ટરઓલ તો હારી છે એમ બોલી દેવું આફ્ટરઓલ શું કહ્યું હાથ થવાનું ખાઈએ પછી કશું બાકી રહે આપણે એટલું ધારું પડી જાય ને આપણને પ્રેક્ટિસ પાડવી આવું કરવાનું ગુણના ખેંચા તે ખેંચી જાય અને ગુણ એ ગુણ છે એમનો જોયો આપણે એનું મનન થાય અને એનું દિલ્હી ધ્યાસનું થયા કરે આપણને અને એ પ્રમાણે એ આપણું રૂપ થતું જતું જાય આ બહુ ઝીણી વાત છે બહુ સુંદર પદ છે હવે આખું બની વાત જા કસાયની તો સીધું સીધું બોલ ને બધા દેહ માલિક બા સ્વભાવ હવે જ બોલ્યા ને એટલે પાકું થઈ ગયું જ ના બોલીએ તો આપણે કાચા ગયા આપણે આબુ સમજો ચાલે ચાલ જો ક્રોધના કારણ નૈમિતે ક્રોધના કારણ નૈમિતે પ્રકૃતિ ભગવત રૂપે બોધ ભગવત રૂપે બોધ આ પ્રજ્ઞા શક્તિ થી જ આપણે આપણો પોતાનો ભગવત સ્વરૂપનો બોધ આપણે ભળ્યા કરે આપડા શરીરના વ્યવartifactIdો કેધું સમ કે અમુક કોઈ ન પરખાતા પર બોલનો સમજાય છે કે નહીં બોધ આપણે પોતાનો સ્વરૂપનો બોધ આપણે નર્દીક્યા કરે એ પ્રજ્ઞા શક્તિનો બોધ બોલો આગળ ચાલો માન નિમિત્ત જ માન નિમિત્ત જ અપમાન જો પર ભાગુ માન નિમિત્ત જાણે ઉદય કરું અપમાન કે કોઈનું મળે ને તો નિમિત્ત જ સમજાવવાનું એટલે અપમાન કરે ને એને માન એના નિમિત્તે આપણને આવી રીતે ઊંધું સમજી લેવાનું એટલે ઉદયક્રમ સમજીએ તો આવી રીતે સમજાય એને જેવું આપણું હોય એનું ઓપોઝિટ આપણે સમજાય એટલે પેલું પ્લસ માઇનસ થઈ જાય બેલેન્સ થઈ જાય સમજાય છે કે વિનય ચૂકે નહીં પરમ વિનય ચૂકે એટલે પરમને આપણે આપણો આવીને શું કામ કરીએ ભરત એટલું ઊંધું આપણે વ્યવહારમાં જીવ જીવતા હતા કરાય એટલે શુદ્ધાત્મા જેવા પ્રગટ થયા છે અને પ્રજ્ઞા શક્તિ છે આપણને સુંદર વિનયમાં લખાય અને શુદ્ધાત્માનું પરમને વિનય રખાવા છે આપણા શરીરથી આપણી અંદર એ પરમ વિનય એ શું કામ ચૂકીએ આપણે અને સામુ નિમિત્ત મળ્યું આપણે અપમાન કરવાનું તેઓ હવે મોકો મળ્યો એને શું કામ જવા દઈએ સરખો ધંધો કરવાનો વેપાર મળ્યો જે ધંધામાં ના નુકસાન ના ફાયદો એ સારો કે નફાવાળો સારો હે ના નુકસાન ના નફો બોલ ને નફો કોને કહેવાય કે બસ ઉધારનો ધંધો કર્યા કરી આપણે ઉધારની કમાણીનો તો જ નફો જ રહે ને ઓટોમેટિક આ શરીરમાં બાકી જ રહે પછી માહિર ભગવાન આ જ ધંધો કર્યો તો હાડા બાર વર્ષ સમજો જરા એક જૈન ભાઈને છોકરો હતો અમે અમદાવાદ સમજાયું પેલા માનમલજીના અશોક વૈશ્વનાથજીના ઘરે તે આવ્યો બહુ ઓછો આવે તે अशोक ये आज मुझे ऐसा क्यों लगता है कि माई भगवान बहुत अच्छे बिजनेसमैन थे તો તું ગભરી ગયો તો પાક્કો જઈને सर भाई भगवान बिजनेस में तो मुझे इस समझ में आता है बहुत अच्छा बिजनेस करते थे भाई साहब क्या बोलते हो ये सब बोला ये अच्छा पाप लगे नहीं नहीं पाप बराबर है लेकिन मेरी गलती बात हो तो समझा ना लेकिन मुझे ऐसा लगता है तो मैं लोग पूछता नहीं मैं क्या आप कैसे से बोल सकते हो तो मुझे समझ में नहीं आता आप को बोलते हो थोड़ा समझ में समझ में आवे ऐसा बोलो मेरा तो माई भगवान है तो अच्छा तो उसने ये साढ़े बार साल साढ़े बार साल जो धंधा किया शुद्धात्म दृष्टि से वर्धमान स्वामी के साथ का वो उसमें कमाई की या खोट की तो भाई भगवान साढ़ा बार तब किया तो तब किया तब किया तो वो गोवा गवाया ना सब कुछ उसको तो बहुत पुण्यशाली थे हुँ? हम्म? उसको घाटा का ही बिजनेस करने का मजा आ गया घाटा का नफा करने का उस, बोलता नहीं है वो पीछे बैठा है वो वही राकेश घाटा का बिजनेस मुनाफा बना वाला घाटा वही मेरा मुनाफा है ऐसा जी वो बिजनेस वो प्रॉफिट है लॉस लॉस तो खत्म हो गया प्रॉफिट प्रॉफिट अंदर जमा हो गया शुद्ध आत्मा का खाता का नहीं समझे <laughs> तो तब उसको समझ आया ऐसा करके लेकिन जैनों लोग क्या होता है समझिए ज्ञानी पुरुष ऐसा जीवन जाता है सबका हम्म? उनको व्यवहार सबका व्यवहार है व्यवहार तो एक ही है हुँ? हम्म? શુદ્ધ उपयोगे જાગૃતા શુદ્ધ ઉપયોગે જાગૃતા અમે નિર્જીવ્યા આગર શુદ્ધાત્માનું જોઈ ઘરે શુદ્ધાત્માનું ઘર થઈ ગયું ભાઈ એને આચામાં ના બોલે બોલ આપણે કોઈ વખત શરીર હલકું કરવા માટે ઉપવાસ કરવો પડે તો શું શુદ્ધાત્માનો ઉપવાસ કરાવીએ છીએ ના આ શરીર હરકું રે મંદિર હરકું રે તો આપણે ભગવાનની બદના કરી શકીએ સમજે ને ચાલ આગળ લોભ નહીં ઉદગલ તણો લોભ નહીં ઉદગલ તણો અંદર નથી પરિગ્રહ અંદર નથી પરિગ્રહ मिलाग्रही पर सत्य मिलाग्रही केवल मोक्षाग्र શું કે છે લોભ નહીં પૂતગલ તણો લોભ પૂતગલ તણો નહીં એટલે શું કે મારા પણ આનો લોભ નહીં શું કહ્યું મારા પણ પૂતગલ તણો છે સમજાયું કે પૂતગલનો પક્ષ લીધો ને આપણે તો આપણે શુદ્ધાત્મા થયા સમજાવ્યું ને એટલે આપણો પક્ષ અને બધામાં શુદ્ધાત્મા જોઈએ એટલે બધું એક જ પક્ષ થઈ ગયો અને એ પ્રમાણે દ્રષ્ટિએ કરીને હું શુદ્ધાત્મા છું અને ફાઇલ છે એમાં મારો મત એક જ થઈ ગયો હું શુદ્ધાત્મા છું આ ફાઇલ જ છે તો ફાઇલ છે તો ફાઇલ ફાઇલને ફાઇલ સ્વરૂપે જોશે શુદ્ધાત્મા સ્વરૂપે ફાઇલ ફાઇલને કેવી રીતે જુએ ફાઇલ તરીકે કે શુદ્ધાત્મા તરીકે ફાઇલ ફાઇલ ને કેવી બોલ ને બોલ ને ફાઇલ ને તું શુદ્ધાત્મા નલીને પણ એ ફાઇલ છે એ તો નલીને જોવાની તે ને તો ખાવાનું નહીં આપે તને ફાઇલ તું એટલે કે ભરત ફાઇલ નલી ની ફાઇલ ફાઇલ સ્વરૂપે જોશે શુદ્ધાત્મા સ્વરૂપે એવું બહાર એવી રીતે ચાલે કે નહીં ના સમજાયું ભરી દીધું છે બધું ચાલો ચાલો લાભ નહીં અંદર નહીં પરિગ્રહ એટલે હવે આપણે ઈચ્છા બની ગઈ બધી આ શરીરની ઈચ્છા લાયા છીએ ને એ તો કુદરતનો નિયમ છે કે આ ભવ પૂરતી જેટલી ઈચ્છા લાયા છે બધી પૂરી થવાની છે નિયમથી કુદરત કરાવડાવશે તમને શું કહ્યું હા અને પરસત્ય નિરાગ્રહી એટલે હવે આ મન વચન કા પરચન પરાધીન છે એમાં મારો હું મારે અંદર આગ્રહ ના રહ્યો અને કોઈના સમય પણ એનામાં આગ્રહ સ્વરૂપે એને નહીં જોવું એ પરને પરાધીન છે સમજાયું અને કેવા આગ્રહ એટલે મારો આગ્રહ મત જે પક્ષ જે કહો તે હું મોક્ષ ધામ અનંત સુખ એવો મોક્ષ સ્વરૂપ શુદ્ધાત્મા છું સમજાયું કે નહીં ચાલો गमेवा दोषनि गमेवा सहजमणि ગમે તેવા દોષને એટલે કે સામામાં દોષ દેખાય છે ને તે આપણો દોષ છે એટલે કોઈ મને સામામાં દોષ દેખ પછી ધીમે ધીમે દેખાવાનું છું જોજે આપણો દોષ જે જેટલો દેખાશે ને સામામાં આપણને દેખાતો તો એ ઓછો થતો દોષ દ્રષ્ટિ નીકળતી જતી જશે તારી ભૂલ જોવાની વાત એટલે પોતે પોતાની ભૂલ ભૂલને પછી સમજવાનું ચાલુ થાય એમ એમ નહીં જલ્દી નહીં થાય સમજે તો બધા વ્યવહારમાં આપણે જોડેલા છે બધા નહીં સમજાય અને ઘરમાં જોડે જોડે રાત દાડો રહેવાનું હોવાથી હજી નહીં બાજગળ કર્યા કરવાની બધી એવું નહીં એ તો બહુ સારો દુકાન ચાલે ને પછી ખરો ધંધો ઘરમાં જ ચાલે કે બહાર કે અને બહાર ચલાવવા જઈએ કોઈ ચલાવવા ચાલવા દેશે એ બહુ પાકા છે બધા ગઠિયાઓ એટલે અને એને અંદરથી આપણે શું થશે ઓ કરુણામાં એનો ઉદય કર્મથી આમ થાય છે પરંતુ આપણે કરુણા આવે છે એ પણ આને છૂટે એ સહજ કરુણા થાય આપણને સમજ્યું એટલે આપણા નજરોમાં એ પ્રમાણે થાય પછી કરુણા તો શુદ્ધાત્મા સ્વરૂપનો પ્રવાહ છે બધો પણ આ વ્યવહાર દ્રષ્ટિ મારફતે જાય બહુ ધીરે વાત કરું છું તમે હા સમજાય છે અને કરુણા વર્ષે નહીં નવી પરમાત્મા સાક્ષી એ શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે એ આપણે સાક્ષી છે એ પ્રજ્ઞા એ આપણી સાક્ષી છે પ્રજ્ઞા સાક્ષી કોને કહેવાય કે ગમે તે લોભ લાલચ આપે તો ફરી ના જાય શું કહ્યું સાક્ષીઓ બધી હોય છે ફરી જાય હોય હોય છે એટલા માટે બોલાવીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી બોલો વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચારતા વર્તમાને શ્રી સિમંદર સ્વામી પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું એટલે કે નમસ્કાર જે આપે છે એ રીતે અને ચાલીસ વખત બોલશો ને કલ્યાણ થઈ જશે જેમ છે એ ફાઇલ ફાઇલને બોલાવવાનું છે શુદ્ધાત્માને વાણી નથી હોતી એટલે ફાઇલને બોલાવવું પડે ને કલ્યાણ થઈ જશે તમે જુઓ તો ખરા પ્રયોગ ચાલુ કરી દેજો તમને સાંજે ટાઈમે આજથી જ ચાલુ કરી દો આ જાતભાઈ અત્યારે કાલ કોને જોયું છે બરાબર સાડા ચાર વાગે રોજ ઉઠી ના એ તો આ ચાર ચાર વાગશે તારે ઉઠશો આજે એટલે કહું છું ના સમજ્યા એની એની જોડે બેહીને આપણે છઠ બેગી આપણે કરી દેવાનું બહુ મજા આવશે તમારી રૂમમાં બેહવાનું કોણ ભણવાનું છે કોઈ ભણે હમ Păi bol la găsea. Sacea dil praia știte. Sacea dil praia știte. Mărăcă ce radova. Mărăcă ce radova. Vânea minasită. Vânea સુફી મહિતા હવે આ જ્ઞાની પુરુષ શું કરતા તો છે નહીં આપણે બેઠા છીએ એમની વાણી નીકળે છે અનુભવ પ્રમાણથી નીકળે છે એમનો અનુભવ એટલે કે મન વચન કાથી ચોખ્ખાથી છૂટા પડી ગયા છે નારિયેળનો ગોટો છૂટો આખો નાખવો પડે ને એવું એવી રીતે હોય અને એમાં શુદ્ધાત્માનો અનુભવ સતત ચાલ્યા ધૂળી ચાલ્યા જ કરતી હોય યજ્ઞ ચાલ્યા જ હોય એમના એમને યજ્ઞ બંધ ના થાય કોઈ દિવસ દેખાય નહીં કોઈ નહીં તો કોઈને ખબર ના પડે એમાં એ જ્ઞાની સિદ્ધિ બળ છે જાતની એ સિદ્ધિ બળ છે ને આપણું મારી વાણી તમને સંભળાય અંદર જાય ને અને સાફ સાફ કરે અમારે ઝાડું પૂજું કશું આ કર્યું આપણે કશું અનુભવ કામ લાગ્યો ને તો એટલે શું કહે છે સાચા દિલની પ્રાયશ્ચિત એટલે દિલથી આપણે પ્રાયશ્ચિત કરી લઈએ આપણે અંદર આપણી ભૂલનું સામામાં આપણી ભૂલ દેખાય તો ના આપણા કારણે એને આવું ભૂલ ભૂલ ભૂલ સ્વરૂપમાં દેખાવું પડ્યું એટલે મારી ભૂલને કારણે આવું થયું એટલે ઉડતું એનો ઉપકાર માનીએ અને આપણે આપણે પ્રાયશ્ચિત કરી લઈએ સમજે અને મળ કચરા ધોવાય એટલે આપણે મળને કચરા જ્ઞાન આવરણ દર્શન આવરણ વિઘ્ન મોહની એ બધું છે એ બધું સાફ થતું જતું જાય અંતઃકરણ દિલ ચોખ્ખું થતું જતું સીધું સરળ થતું જતું જાય કુમરું થતું જતું જશે શું કહ્યું પૂરું થશે આગળ બોલો શ્રીપથવાના સંયોગે શ્રીપથવાના સંયોગે યાદ કરો દા આપણા સાચા દિલથી પ્રયાસિત કરીએ સ્લીપ થવાના સંયોગ આવજે દાદા યાદ કરી દાદા શબ્દ દાદા શબ્દ જ્ઞાની પુરુષને જ લાગુ પડે છે એટલે જ્યાં જ્યાં જ્ઞાની હોય એમને બધા આપણા પાણી જાય પાછા સમજાયું ને જ્ઞાનીઓ બધા મને દાદા શબ્દ પવિત્ર સ્વરૂપે વપરાય છે અને બીજું તીર્થંકરોને માટે વપરાય છે સમજાયું અને વ્યવહારમાં ધર્મના આચાર્ય બધા હોય છે ને તે આચાર્યમાં લૌકિક ધર્મ પાડનારો હોય એમને એમને દાદા મૂકીએ બધું એ તો ચાલવાનું છે ભગવાન છે તો વ્યવહાર છે કે વ્યવહાર છે તો ભગવાન છે મને સમજે ભરત સમજે સીધી વાત છે હે માઉન્ટન માઉન્ટેન છે તો જોડે મનમત હોય કે મોહમ્મદ હોય તો જ માઉન્ટન હોવો જોઈએ <laughs> મોહમ્મદ છે તો માઉન્ટેન છે પણ માઉન્ટન તો હાલે ચાલે નહીં એટલે મોહમ્મદ સાહેબે જોઈ સમજાવું શું કરે સમજો એટલે સાચા સ્લીપ થવાના સંયોગો યાદ કરો દાદા તુરત હાજર થઈ જશે બ્રહ્માંડને ઘૂમતા એટલે જ્ઞાની પુરુષ એ તમને દેખાય તો નહીં પણ બ્રહ્માંડમાં એટલા ખરા વિશ્વમાં એ ઘૂમતા જ ફરતા હોય છે પણ એ સૂક્ષ્મતા એ ઘૂમે છે ફરે છે એટલે તમને સમજાય નહીં પણ જેને દિલથી જોડાઈ ગયા તાર જોડાઈ ગયો છે એ બધાને અનુભવ થાય આ દાદા ભગવાનના અનુભવ જેમને મળ્યા નથી એવા થયા છે બધા કેટલા આપણા દાખલાઓ છે આપ સમજ્યા તો આટલી જ વાત સમજે ને બ્રહ્માંડની ગુણતા ચાલો જયનો કેવળ મોક્ષ જયનો કેવળ મોક્ષ તેને મહી દેખા સંસારથી છૂટવું છે આ સંસારથી તેને સદાય સહાય તેને ભગવાન તો એવર રેડી છે આપણી જોડે પણ વ્યવહારમાં આપણે એમની સામે એવર રેડીનેસથી રહેવું પડે આજ્ઞા ધર્મથી <coughs> એમાં શરીરની કઈ ક્રિયા આવી શું મહેનત પડી ભૂલ ભૂલવી ત્યાર પછી સમજી ગયા ને ભરત પૂરું થઈ ગયું એટલે હાથમાં ભાઈ શું કરશો તો અમે હવે શાંતિ આપણે બોલાવીએ શાંતિથી અમને ત્રણ મંત્રો બોલાવી અને પ્રાર્થના બોલો છો આંખો બંધ કરજો અને શુદ્ધાત્મા છું એ ઉપયોગ સાથે એકાગ્ર બોલતા બોલો જો આંખો બંધ કરજો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અર્યંતાણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સમસાવણમ નમો લોય એકસો પંચ નમુકારો સબ પાવ પણાસણો મંગલાણમ ચ સવે સીમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાન હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહંત પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા આ દરેક જીવ માત્રમાં જે તત્વ ગુણ અવસ્થા થી બિરાજેલા છો જે તત્વ ગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ સ્વરૂપ છે મારું શુદ્ધાત્મા સ્વરૂપ છે તે જ તત્વગુણ અવસ્થાથી મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી આપને અભેદભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું નમસ્કાર કરું છું પ્રમાદ વર્ષ આળસમાં અજાગૃતિથી જોકાથી આ મારાથી આજ્ઞાધર્મના જીવનમાં જે જે કઈ ભૂલો થઈ છે તે સર્વ ભૂલો ને હું આજ્ઞાધારી આપની સમક્ષ મૂકું છું તેનું હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એને વ્યવહાર દ્રષ્ટિના બધા ભેદભાવો છૂટી જાય અને તે અભેદ સ્વરૂપને પ્રાપ્ત થાય આજ્ઞાધારી આપનામાં વેદ સ્વરૂપે તન્મયાકાર થાય એ જ મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સતચિત આનંદ જય સચ્ચિદાનંદ ચાલો સાહેબ અસીમ જય જય કરો હાજર થઈ જશે બ્રહ્મા ગુપ્તા એ બધું નહીં સમજણ પડે બધે ફરતા રહેશે બધે ફરતા રહેશે જીવન શ્વાસ જ્ઞાની પુરુષ તમારા બધાના શુદ્ધ પ્રેમના શ્વાસથી જીવી રહ્યા એમનો દેહનો શ્વાસ નહી તમને ખ્યાલ છે રક્ષાબંધન આવે છે ને પ્રેમનું બંધન છે એ શુદ્ધ પ્રેમનું બંધન છે એકબીજા સમજાયું ને એક દિવસ કેવો હારો જાય છે બધા ચાલો ચાલ લઈ લો જય એટલે આપણે બોલી ચાલુ માફ કરજો ચાલો દાદા ભગવાન જય જયકાર